આ વખતે પણ પહેલું જ વચનામૃત છે ગયા રવિવારે આપણે પહેલો પ્રશ્ન જે અખંડ વૃત્તિનો છે એના ઉપર ચર્ચા કરી હતી ખરેખર બીજા ગમે તેટલા સાધનો થઈ શકે છે પણ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી અતિશય કઠણ છે થોડી વાર રાખવી પણ જો કઠણ હોય તો અખંડ રાખવાનો તો સવાલ જ નથી એટલે અતિશય કઠણ છે અને એ આપણા સંદર્ભમાં નહીં પણ મોટા મોટા સાધકોના સંદર્ભમાં પણ અહિંસા બ્રહ્મચર્યાદિક ધર્મનું પાલન થઈ શકે તપશ્ચર્યાદિક થઈ શકે ત્યાગ વૈરાગ્ય થઈ શકે સેવાદિક પ્રવૃત્તિ થઈ શકે દાન આદિક યજ્ઞ આદિક પ્રવૃત્તિઓ કરી શકાય પણ ભગવાનના સ્વરૂપમાં મનને અખંડ વૃત્તિ રાખવી અતિશય કઠણ છે છતાં પણ એ પુરુષાર્થથી સાધ્ય છે કઠણ જરૂર છે પણ અસાધ્ય છે એવું નથી કરી શકાય છે ગમે તેટલું કઠણ હોવા છતાં સાધી શકાય છે મુશ્કેલી જરૂર છે ન જ થાય એવું નથી થાય છે અને થાય છે તો એની પ્રાપ્તિ પણ અપાર છે એના જેવી કોઈની પ્રાપ્તિ નથી તો અખંડ વૃત્તિ રાખવા માટે આપણે થોડી ચર્ચામાં એ જોયું કે સૌ પહેલા તો અખંડ વૃત્તિ રાખવી છે એવી શ્રદ્ધા જોઈએ એટલે કે સંકલ્પ જોઈએ એવો ઉત્સાહ જોઈએ એવી પ્રતિજ્ઞા જોઈએ એવો દ્રઢ ઠેરાવ જોઈએ કે મારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે પછી ભલે ગમે તે થાય શ્રીજી મહારાજે જે આધારાનંદ સ્વામી છે હરિચરિત્રામૃત સાગરના રચયિતા એમણે એકવાર મહારાજને પૂછ્યું હતું કે મહારાજ અખંડ વૃત્તિ રહે એવું કંઈક કૃપા કરો દયા કરો મહારાજ કે એમ જાઓ આજે સવારે સૂરજ ઉગે ત્યારથી માંડીને રાત્રે સુઈ જાઓ ત્યાં સુધી અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ એક જ દિવસ પૂરતી રાખશો તો તમને કાયમને માટે અખંડ વૃત્તિ અમે પ્રદાન કરીએ છીએ અને એ આધારાનંદ સ્વામીએ બસ ગાંઠવાળી લીધી અને સવારે ઉઠ્યા ત્યારથી માંડીને ગમે તે થાય પણ ભગવાનની મૂર્તિ મૂકવી નહીં કોઈ પણ પ્રવૃત્તિ ઊંધી ચતી થઈ જાય તો છ થઈ જાય પણ મૂર્તિ મૂકવી નથી એટલે ખૂબ પ્રયત્નને અંતે ઘણા વિક્ષેપો થયા કોઈ જેને ખબર ન હોય તો એ આને ગાંડો ગણે કે આનું કંઈક થઈ ગયું છે કે આને ધ્યાન નથી રહેતું ધડો નથી રહેતો પાણી આવી રીતે નાખી દે છે પેલું આમ નાખી દે છે પૂજા અવળી સવળી કરે છે નાવાનું ધ્યાન નથી રહેતું કપડાનું ધ્યાન નથી રહેતું પણ એમનું એક જ તાન હતું કે બીજી પ્રવૃત્તિ ગમે તેથી ઉલટી સુલટી થાય પણ મને આજે મહારાજે એક આશીર્વાદ રૂપ આજ્ઞા કરી છે તું આ એક દિવસ જો કરી જઈશ તો હું તને કાયમને માટે અખંડ વૃત્તિ પ્રદાન કરીશ તો રાતના સુતા સુધીમાં એમણે મજબૂત રીતે અખંડ વૃત્તિ સાધ્ય રાખી અને ઊંઘ આવતાની સાથે સુઈ ગયા પણ સવારે ઉઠતાની સાથે જ એમને જીવ્યા ત્યાં સુધી અખંડ મૂર્તિનું દર્શન જેમ આપણે અને હું તમને જેમ દર્શન કરીએ છીએ એવી રીતે અખંડ મહારાજનું દર્શન થતું તો અખંડ વૃત્તિ કઠણ છે પણ સૌ પ્રથમ શ્રદ્ધા હોવી જોઈએ કે મારે અખંડ વૃત્તિ રાખવી છે ત્યાર પછી સરળ રીત તો એવી છે કે વૃત્તિ રાખીએ એટલે વિક્ષેપ આવે તો એમાં આસક્તિ છે એ જ નડતી હોય છે તો સંસારમાંથી વૈરાગ્ય થાય નિષ્પૃહ વૃત્તિ થાય નિર્વાસનિક વૃત્તિ થાય મનની વૃત્તિમાંથી વાસના ધોવાઈ જાય તો આપોઆપ મન છે એ ભગવાનના સ્વરૂપમાં રહે બાકી વાસના જો ન જતી હોય વૃત્તિમાં જ જો વાસના હોય તો અખંડ વૃત્તિ કોઈ સંજોગોમાં ન રહી એટલે બહુ સીધું સાદું સૂત્ર ગુણાતીતાનંદ સ્વામી આપ્યું છે કે જેટલી આજ્ઞા પાળીએ તેટલી વાસના બળે અને જેટલી વાસના બળે તેટલી ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહે જો મનની વૃત્તિ જ વાસનાથી નિવૃત્ત થઈ જાય એકદમ મન નિર્વાસનિક થઈ જાય તો એને ભગવાનના સ્વરૂપમાં મન આપોઆપ સ્થિર થઈ જશે કારણ કે મનને તો ચોટવા માટે કંઈક જોઈએ કાં તો માયા જોઈએ કાં તો રામ જોઈએ તો માયા જો સાવ નીકળી ગયું હોય નિવૃત્ત થઈ હોય વૃત્તિ તો ભગવાનમાં વૃત્તિ રહી છે આ એક અભ્યાસનો વિષય છે આ રીતે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખી શકાય છે કઠણ એટલી બધી છે જો સુરતા લાધે તો કઈ રીતે કે જેમ સગર્ભા સ્ત્રી હોય સગર્ભા સ્ત્રી હોય એના ઉતરમાં એના ઉદરમાં ગર્ભ પલે છે તો એ સગર્ભા સ્ત્રી જે રીતે દેહનો વ્યવહાર કરે છે ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા સર્વ ક્રિયાને વિશે એને સતત એક વૃત્તિ હોય છે કે મારા ઉદરમાં રહેલા ગર્ભને કોઈ નુકસાન ન થવું જોઈએ એવા એ ભોજન કરે એવી રીતે એ ઉઠે એવી રીતે એ બેસે એવી રીતે પગ માંડે એવી રીતે ચાલે એવી રીતે એ કોઈ પણ કાર્યનો ભાર ઉપાડે જેથી કરીને ઉદરમાં રહેલા ગર્ભને નુકસાન ન પહોંચે એમ ભક્ત છે જ્યારે ભગવાનને પોતાના હૃદયમાં ધારે છે ત્યારે એ પણ સગર્ભા છે અને એ ભગવાનની મૂર્તિ રૂપે એને ગર્ભ ધારણ કર્યો છે તો જેમ સગર્ભા સ્ત્રી પોતાની તમામ દેહની ક્રિયાઓમાં સુરતા રાખે છે એવી રીતે ભગવાનની મૂર્તિને ધારનારો સગર્ભા ભક્ત કહેવાય છે એ તમામ દેહની ક્રિયાઓને એવી રીતે જો ધારણ કરે યાને નિભાવે તો જ એના હૃદયમાં રહેલી મૂર્તિ અખંડ રૂપે રહી શકે તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી મતલબ કે એક સગર્ભા સ્થિતિને ધારણ કરવી એટલી કઠણ છે અને એટલી પીડા પણ છે એટલા નિયમો પણ છે જે રીતે સગર્ભા સ્ત્રીને લાગુ પડે છે તો ભક્ત તો પેલા સગર્ભા થવો જોઈએ અને સગર્ભા શું છે બીજ ધારણ કરે કે મારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે આવું એ બીજ ધારણ કરે એ ભક્ત સગર્ભા છે તો પ્રથમ પ્રશ્ન છે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખે અને એ વૃત્તિ રહે અને રહેવા માંડે તો એના જેવી કોઈ પ્રાપ્તિ નથી એ પહેલો પ્રશ્ન પૂરો થયો આજે બીજા પ્રશ્નથી શરૂ કરવાનું છે બીજો પ્રશ્ન છે એમાં એવું પૂછાયું છે પ્રશ્ન ગોવર્ધનભાઈએ પૂછ્યો છે કે મહારાજ માયાનું શું રૂપ છે માયા શું છે ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ માયા છે ખાસ સમજવાનું એ છે કે જો આનો આ પ્રશ્ન માયા શું છે માયાનું રૂપ શું છે એ પ્રશ્ન જો નિત્યાનંદ સ્વામીએ પૂછ્યો હોત તો આ પ્રશ્નનો જવાબ જુદો હોત આ પ્રશ્ન ગોવર્ધનભાઈએ પૂછ્યો એટલે આ પ્રશ્નનો જવાબ એ રીતે આવ્યો એટલે એ પણ સમજવાની જરૂર છે જો નિત્યાનંદ સ્વામીએ પૂછ્યો હોત તો એમને મહારાજે એક વિદ્વત્તાની રીતે એક શાસ્ત્રીય મર્યાદાની રીતે તાત્વિક રીતે એમને માયાનું સ્વરૂપ શું છે એ સમજાયું હોત કે માયા છે ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે અંધકાર રૂપ છે ત્રિગુણાત્મિકા છે અહમ મમત્વની કરાવનારી છે અને જળ ચિદાત્મક છે ભૂમિ રાપો નલોખમ બુદ્ધિ રેવચ મનોબુદ્ધિ રેવચ અહંકાર ઇતિ અમને ભિન્ના પ્રકૃતિ રષ્ટધા મારી જે પરા ને અપરા પ્રકૃતિ છે જે ભગવાને ગીતામાં કહ્યું છે એવી ચર્ચા આગળ છે તો ભગવાનની શક્તિ છે મૂળ રૂપે ચૈતન્ય છે કારણ રૂપે ચૈતન્ય છે અને કાર્ય રૂપે આ જગત દેખાય છે એ જળ છે તો માયાના બે સ્વરૂપ છે જળ અને ચૈતન્ય મૂળ તત્વે કારણ કરીને કારણ રૂપે કરીને એ ચૈતન્ય છે અને જે સૃષ્ટિનો વિલાસ થયો છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન આદિક ઇન્દ્રિયો મહત અને અહંકાર તત્વ તો એની જે અષ્ટધા જળ પ્રકૃતિ છે આવી રીતે વિશેષપણે કરીને તાત્વિક રીતે શાસ્ત્રના તત્વને અનુરૂપ રહીને મહારાજે કોઈ પંડિતે જે પ્રશ્ન પૂછ્યો હોત તો જવાબ આપ્યો હોત નિત્યાનંદ સ્વામીની સાથે એ જ રીતે જવાબ આવે અને માયાનું એ જ સ્વરૂપ છે એમાં કોઈ ખોટું પણ નથી કોઈ શંકરાચાર્યને પૂછો કોઈ બીજા આચાર્યને પૂછો તો માયાના સ્વરૂપ વિશે આપણને એ જ જવાબ મળે પણ અહીંયા ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ પણ જુદો ફર્યો અને સરળ રીતે જવાબ આપ્યો કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એ માયા છે હવે જળ છે મૂળ રૂપે કે ચૈતન્ય છે કે એનું વિલાસ શું છે કે અષ્ટધા પ્રકાર છે કે નવધા પ્રકાર છે એ જે હોય તેના ઘરની વાત છે પણ ગોવર્ધનભાઈ છે એને ધ્યાનનું અંગ છે માંગરોળના શેઠ ગોવર્ધનભાઈ એનું અંગ ધ્યાનનું છે એટલે એને અનુરૂપ જવાબ આપ્યો કે ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એ માયા છે અને વાત સાચી છે એમાં પણ ખોટું નથી સાચી માયા તો મનમાં છે બહાર તો જે હોય તે એટલે એ જવાબ સર્વશ્રેષ્ઠ છે જેવી રીતે કોઈ સમર્થ વૈદ પાસે એક સામાન્ય રોગી કે સામાન્ય માણસ કે આપણે પૂછીએ કે ભાઈ આ ઔષધ છે એ શું છે તો એ સમર્થ વૈદ આપણને જવાબ એવો આપે કે આ ઔષધનું આ નામ છે અને આ ઔષધ લેવાથી શરીરમાં પિત્તની શાંતિ થાય છે કે વાયુનું શમન થાય છે કે કફનું શમન થાય છે કે પેટના દર્દો નાબૂદ થાય છે કે આંતરડાઓના રોગ નાબૂદ થાય છે કે લીવરના રોગ નાબૂદ થાય છે કે મસ્તકના રોગ નાબૂદ થાય છે કે શરદીના રોગ નાબૂદ થાય છે કે સાંધાઓના રોગ નાબૂદ થાય છે એટલું રૂપ આપણને બતાવે કારણ કે આપણે રોગી છે ને આપણે એટલી જ જરૂર છે ને આપણે એટલી સમજ છે અને એ જ ખરી જરૂરિયાત છે આપણા રોગને જે નાબૂદ કરે એ જ ઔષધની આપણે જરૂર છે બાકી ગમે તેટલા સર્વોત્તમ ઔષધ હોય તો આપણા માટે નકામા છે બે હજાર રૂપિયાનું એક ઇન્જેક્શન કોઈ લકવો થઈ ગયો હોય એના માટે હોય તો એ લકવા વાળાને માટે કામનું છે પણ કિંમતી જાણીને આપણે ન ખોસી દેવાય કે બે હજારનું છે ને ક્યાં જવા દેવું લ્યો ઠપકારી દો ને ડોક્ટર સાહેબ કે એટલે ગમે તેટલું કિંમતી હોય તો એ આપણા માટે નકામું છે આપણા માટે તો પાંચ પૈસાનું ઔષધ હોય તો એ કિંમતી ક્યાં છે કે જ્યારે એ રોગથી આપણે પીડાતા હોય ને એમાં એ ઔષધ કામયાબ થતું હોય પણ એની એ જગ્યાએ જો કોઈ બીજો આયુર્વેદનો જ્ઞાતા વૈદ હોય એ પ્રશ્ન પેલા સમર્થ વૈદને પૂછે કે આ ઔષધ શું છે તો એ બતાવશે કે આ ઔષધનું આ નામ છે આમાં આટલા મિશ્રણ છે આટલા આટલા ટકા આ નખાયું છે આ રીતે આ ઔષધ તૈયાર થાય છે એટલે આનો ગુણધર્મ આવી રીતનો બને છે આટલા આટલા અનુપાનોની સાથે લેવામાં આવે તો આટલો આટલો ફર્ક જણાય છે દૂધની સાથે લ્યો તો આવો ગુણ બતાવે ઘીની સાથે લ્યો તો આવો અસર બતાવે પાણીની સાથે લ્યો તો આવી અસર બતાવે એ પેલો વૈદ છે એટલા માટે એને સમજાવવામાં આવે અને એ વૈદને માટે એ જ જરૂરી હોય છે એમ વિદ્વાન પંડિત એ કોઈ જો માયાનું સ્વરૂપ પૂછે તો એને આખી તાત્વિક ચર્ચા જ કરવી પડે કારણ કે એક ચિકિત્સકની કક્ષામાં છે અને રોગીની સાથે જે રીતે વાત કરે એ રીતે આપણા સાથે જે પ્રશ્નની ચર્ચા થાય તો એમાં એ જ જવાબની જરૂર છે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ માયા છે બસ ધેટ્સ ઇન પૂરું થઈ તુલસીદાસજીએ પણ ટૂંકમાં જવાબ આપી દીધો છે ભગવાનને રામચંદ્રજી ને લક્ષ્મણજી પૂછ્યું કે ભાઈ માયાનું શું રૂપ છે બધાને આ પ્રશ્ન ઉઠ્યો છે કે આ બલા છે શું એટલે લક્ષ્મણજીએ પણ પૂછ્યું કે મહારાજ આ માયા શું છે તો મોર તોર તે માયા મારું તારું જે થાય છે એ માયા છે બસ તુલસીદાસજી અહીંયા પૂરું કરી દીધું અને વાત સાચી આપણે જો અંદરથી સમજવા જઈએ કે જ્યાં મારું તારું થવા માંડે સમજવાનું માયા છે આ દેહ મારું છે તો માયા છે આ પદાર્થ મારું છે તો માયા છે મારું કંઈ નથી કોઈનું નથી પરમાત્માનું છે બસ માયા નીકળી ગઈ મોર તોડ તે માયા આટલો જવાબ સરસ તુલસીદાસજી આપ્યો તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ માયા પદાર્થ માયા નથી પણ જે પદાર્થ આવરણ રૂપ બને અને ધ્યાનને તોડી નાખે પદાર્થ ગમે તેટલા હોય એ કોઈ માયા નથી આપણી આસપાસ હોય આપણા અંડરમાં હોય તો પણ પણ જે પદાર્થ ભગવાનનું ધ્યાન કરતા ધ્યાનને તોડી નાખે ઢાંકણરૂપ થઈ જાય એ માયા છે બાકી કોઈ માયા નથી તમે કરોડપતિ હો અબજોપતિ હો કે મોટા પૃથ્વીપતિ હો તો પણ એ માયા નથી પણ ધ્યાનમાં બેસો અને એક સામાન્ય વસ્તુ પણ જો ધ્યાન કરવા ન દે અને આવરણ થઈ જાય ઢાંકી દે ધ્યાનને તોડી નાખે તો એ માયા છે બસ આથી કોઈ આગળ માયા નથી સાચી વાત છે ઘરમાં ગમે તેટલા વાસણ હોય એ બધા વાસણ કહેવાય છે પણ ચૂલા ઉપર શાક સબ્જી પકાવતા હોય એની માથે જે ઢાંક્યું છે એ ઢાંકણ છે એ આવરણ છે બાકી બધા વાસણ છે અલગ થાળી પડી હોય ને આપણને પૂછે ભાઈ આ શું છે તો આપણે થાળી જ કહીએ અને થાળી જ છે પણ એ થાળી ઉઠાવીને ચૂલા ઉપર ચડતા શાકની તપેલી ઉપર ઢાંકી દઈએ તો એ હવે થાળી માત્ર નથી હવે એ ઢાંકણ છે અલગ પડેલી થાળી છે એ ઢાંકણ નથી એ થાળી છે ગમે તેટલી થાળીઓ પડી હોય તો એ નામ માત્ર થાળી છે પણ એ થાળીને જ્યારે ઢાંકો ત્યારે ઢાંકણ છે હવે ખાલી થાળી નથી રહી એમ કોઈ પણ પદાર્થ હોય એ માત્ર પદાર્થ જ દૂર છે ત્યાં સુધી પદાર્થ છે પણ એ જ પદાર્થ જ્યારે આપણા અંદર પ્રવેશ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ છીએ ત્યાં આવીને ઢાંકણું કરે એ માયા છે એટલે હવે પદાર્થ માત્ર નથી રહ્યું એ માયા બની ગયું છે અને જો આવરણ ન કરે તો એ તમામ પદાર્થો પદાર્થ છે માઇક પદાર્થ છે પણ એની ઓળખ પદાર્થ માત્ર છે જેવી રીતે પેલી થાળી થાળી છે ઢાંકણ નથી પણ જો ઢંકાઈ જાય તો ઢાંકણ થાય છે એવી રીતે પદાર્થ જ્યારે આવરણ કરે અને ધ્યાનને ઢાંકી દે ત્યારે એ આવરણ બને અને એ ઢાંકણ બને છે ધ્યાનને તોડી નાખે છે આપણે બજારમાં નીકળ્યા હોઈએ આપણી આસપાસથી અનેક વ્યક્તિઓ પસાર થઈ જાય આવે જાય ઘણી બધીઓ સેંકડો વ્યક્તિ નીકળી જાય આપણે પાંચ કિલોમીટર જઈએ અમદાવાદમાં ત્યાં સુધીમાં પણ એ કોઈ આપણને અવરોધ કરતા નથી પણ એકાદ વ્યક્તિ એ પરિચિત હોય અને તરત જ આપણી બાજુમાં નીકળે આપણો હાથ પકડીને એમ કે અરે લે કાનજીભાઈ તમે તરત ઉભા રહી ગયા આપણો હાથ પકડીને જેને રોકી દીધા બાકી તો સેંકડો નીકળી ગયા એને કોઈ આપણને રોક્યા નહીં આપણને પકડ્યા નહીં આપણને ઉભા ન રાખ્યા પણ પરિચિત વ્યક્તિ આપણને ઊભા રાખી દીધા એ આવરણ થયું બાકી કોઈ આવરણમાં નહોતા પસાર ગમે તેટલા થઈ જાય એ કોઈ આવરણ નથી પણ જે આપણો હાથ પકડીને રોકી દે ઊભા રાખી દે આડો હાથ કરી દે આપણી ગતિને અટકાવી દે એનું નામ આવરણ છે દ્રષ્ટિ બજારમાં ગમે તેટલી ફરતી હોય તો કોઈ પદાર્થો માયા નથી ઘણું છે એ ક્યાં બધું આપણા બાપનું છે સોના ચાંદીની આની તેની ખાવા પીવાની કપડા લતાની મોજ શોખની અનેક દુકાનો આવે છે આંખ જોવે પણ છે પણ આંખ જોતા જોતા જે પદાર્થ ઉપર લોભાઈને મોહિત થઈને અટકી જાય એ માયા થઈ ગઈ એ આવરણ થઈ ગયું બાકી બધા પદાર્થો છે જે પદાર્થ ભગવાનના ધ્યાનમાં રોકાવી દે એ આવરણ છે એટલે અટકાવે તો જ માયા એ સંદર્ભમાં મુક્તાનંદ સ્વામી ધ્યાન કરે લોજમાં અને શ્રીજી મહારાજ પણ ધ્યાન કરવા માટે બાજુમાં બેઠા છે સંતોને ધ્યાન શીખવે છે એ વખતે મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કરતા પેલી તુંબડી યાદ આવી એ તુંબડીને રંગ કરીને એક ખાટલી નાની હતી એના ઉપર તડકે સુકવવા મૂકી જેથી કરીને તડકામાં સુકાઈ જાય એટલે એ તુંબડી કોરી થઈ અને પછી એ જળ પીવાના કામમાં આવે આથી કોઈ વિશેષ એમાં કિંમત નથી કે કોઈ ફાયદો નથી કઈ સોનું ચાંદી નથી એક તુંબડું છે પણ મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કરતા એ તુંબડી યાદ એટલા માટે આવી કે એ તુંબડીને મેં ત્યાં સૂકવી છે પણ ન કરે નારાયણને જો કોઈ કાગડો આવશે અને એ તુંબડીમાં ચાંચ મારશે તો કાગડાની ચાંચ અપવિત્ર હોય એટલે તુંબડી અપવિત્ર થઈ જશે તો પછી ભગવાનને ધરાવવા માટેના કામમાં નહીં આવે તો કાગડો આવીને તુંબડીને અભડાવશે તો નહીં ને એટલે મન હતું જે ભગવાનની મૂર્તિના ધ્યાનમાં એ ધ્યાન તૂટી ગયું ને તુંબડીને આકારે મન થયું એટલે તરત જ શ્રીજી મહારાજ બોલ્યા કે સ્વામી ધ્યાન કરો ધ્યાન ભગવાનનું ધ્યાન કરો ભગવાનમાં માલ છે તુંબડીમાં માલ છે તરત જ સ્વામી સચેત થઈ ગયા વાત સાચી છે તો બે પૈસાની તુંબડી એ આવરણ થઈ અને માયા થઈ બાકી કોઈ વસ્તુ આવરણ કે માયા નહોતી જે પદાર્થ મનને ભગવાનના સ્વરૂપમાં ધ્યાનમાં સંલગ્ન છે એ વખતે જે રોકે છે તોડે છે માયાનો સ્વભાવ જ છે એને ઢાંકી દેવું આવરણ કરી દેવું આપણા હૃદયમાં થોડો જ્ઞાનનો દીવો ઝીલો હોય તો માયા એક જ કામ કરે છે બેઠી બેઠી ફૂંક માર કોઈ પણ હિસાબે એને ઠારી નાખો નહીં તારા મારા હાથમાંથી જશે અને માયાનો મૂળગત સ્વભાવ છે કે જીવને આવરણ કરી દેવું રાત્રિ દિવસનો ક્ષણ ક્ષણનો માયાનો આ પ્રયત્ન છે આપણા હૃદયમાં થોડો જ્ઞાનનો દીવો સળગે તો માયા એને આવરણ કરીને ઢાંકવાનો પ્રયાસ કરી આપણા હૃદયમાં અંધકાર ફેલાવવાનું મહાન મોટું કાર્ય માયા કરે છે ભગવાન વિષ્ણુ અને નારદજી ચાલ્યા જતા બહુ મજાની કથા છે વિષ્ણુ ચાલ્યા જાય સાથે નારદજી છે બંનેની બહુ સરસ જોડી કહેવાય એમાં પસાર થતા થતા ભગવાન વિષ્ણુ અને નારદજી ચાલ્યા જતા બહુ મજાની કથા છે વિષ્ણુ ચાલ્યા જાય સાથે નારદજી છે બંનેની બહુ સરસ જોડી કહેવાય એમાં પસાર થતા થતા નારદજીએ પણ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે મહારાજ આ માયા માયા કે છે માયાનું રૂપ શું છે જોયું ફરીથી પ્રશ્ન એવા જ આવે છે સાધકોના મનમાં હંમેશા પ્રશ્નો ઉઠે છે કે આ માયા શું છે નારદજીએ પૂછ્યું કે મહારાજ બતાવો આ માયાનું રૂપ શું છે અને ભગવાન વિષ્ણુ તો નટખટી છે અને એક તો સ્વભાવ એમનો થોડો નટખટીને એમાં બાજુમાં નારદજી પાછા નટખટી હોય એટલે ભગવાન સીધો જવાબ આપે નહીં ભગવાન વિષ્ણુએ નારદજીને કહ્યું કે નારદ તારો પ્રશ્ન તો બહુ સરસ છે પણ પેલા મને તરસ બહુ લાગી છે એટલે તું એક કામ કર મને ક્યાંય પણથી પાણી લઈ આવી દે પાણી પી લઉં શાંતિ થાય પછી આ વૃક્ષને નીચે બેસીને હું તને જે ઉપદેશ આપવો એ આપું પણ પેલા તું જલ્દીથી ક્યાંયથી પાણી લઈ આવ આજુબાજુ ક્યાંય પાણી નથી એટલે તારે સીધું પેલા નગરમાં જવું પડશે અહીં કોઈ ઝરણું નથી નદી નથી વાવ નથી કૂવો નથી જા પેલા નગરમાં અને જલ્દી મારા માટે પાણી લઈને આવ નારદજી હાથમાં તુંબી પાત્ર લઈ કમંડળ લઈ અને નગરમાં પ્રવેશ કર્યો એક ઘર હતું એ ઘરમાં પ્રવેશ કર્યો એના ચોગાનમાં અને નારદજીએ પાણી માટે ભિક્ષા માગી તો મહાત્માનો અવાજ સાંભળીને એ મકાનમાંથી એક કમરામાંથી એક ખૂબસૂરત યુવતીએ બારણું ખોલ્યું અને બહાર આવી નારદજીને પૂછ્યું શું મહાત્માજી શું જોઈએ છે એટલે નારદજી કહ્યું કે બસ મારે પાણી જોઈએ છે આ કમંડળમાં પાણી ભરી આપો હા ભલે કંઈ વાંધો નહીં એ યુવતી પાણીયારા ઉપર પાણી લેવા ગઈ ગોળામાં નારદજી એનું રૂપ જોઈને મોહિત થઈ ગયા અને નારદજી એકિટ છે એ સ્ત્રીને જોઈ સ્ત્રીએ કમંડળમાં પાણી રેડવાનું શરૂ કર્યું તો નારદજી એનો ચહેરો જ જોયા કરે અને પેલી સ્ત્રી બોલી કે શું મહારાજ કઈ વિચાર છે એટલે નારદજીએ કીધું કે આમ તો કઈ વિચાર નથી પણ જો તમે લગ્ન ન કર્યા હોય તો પરણી શકાય ખરું તો પેલી સ્ત્રી એમ કહ્યું કે હા મેં લગ્ન નથી કર્યા તમે તો હું કુંવારો છું તો હું કુંવારી છું છે ઈચ્છા નારદજી કે મારી તો બહુ ઓહો મજાની ઈચ્છા છે તો પેલી યુવતી કે તમારા જેવા મહાત્મા સાથે મને પણ ઈચ્છા છે તો આપણે બંને પરણી જઈએ કોઈ વાંધો કોઈ વાંધો નહીં ત્યારે પેલી યુવતી બોલી કે એક વાત છે નારદજી તમારે થોડું બેસવું પડશે કારણ કે મારા પિતાજી હાજર નથી એટલે મારા પિતાજી આવે ત્યારે મારા પિતાજીની આજ્ઞા લઈ અને હું આપની સાથે રંગે ચંગે લગ્ન કરું તો તમને કોઈ વાંધો નથી ને નારદજી કે કોઈ વાંધો નથી તો મહારાજ અહીંયા આસન બિછાવી દઉં છું બેસો પાણી લેવા આવ્યા છે નારદજી ભગવાન વિષ્ણુ માટે પાણી લેવા આવ્યા છે અહીંયા લગ્ન માંડીને બેઠા છે એટલે ત્યાં આસન નાખી દીધું નારદજી બેઠા છે રાહ જોવે છે ક્યારે એનો બાપ આવે ક્યારે એનો બાપ આવે ક્યારે બાપ આવે અને ક્યારે મારા લગ્ન થાય ક્યારે શરણાયો ફૂંકાય ને ક્યારે હું ઘોડે ચડું નારદજી વિચાર કરે છે એમાં એના પિતાજી આવ્યા યુવતીના પેલી યુવતીએ પિતાજીને પગે લાગીને વાત કરી કે પિતાજી તમે ચિંતા કરતા હતા મારા લગ્નની કે મને યોગ્ય મૂર્તિઓ મળશે કે કેમ મેં પસંદ કરી લીધા છે આ જે બેઠા છે એ મારે મન પસંદ છે ને એમને મન હું પસંદ છું તો જો આપ રાજી હો તો અમારા લગ્ન કરાવી દો એટલે યુવતીનો પિતા કે કોઈ વાંધો નહીં હું રાજી છું આવા ધર્માત્મા ક્યાંથી આપણે જેવું જોઈતું તો એવું જ મળ્યું છે અને નારદજીના ધામધૂમથી એ યુવતીની સાથે લગ્ન થઈ ગયા છે ચાર ફેરા નારદજી ફર્યા છે દિવસો ઉપર દિવસો પસાર થાય છે પાણી લેવા આવ્યા છે ભગવાન વિષ્ણુ માટે પાણી લેવા આવ્યા છે ચાર ફેરા ફરી સંસાર માંડી દીધો છે દિવસો પર દિવસો જાય છે મહિનાઓ જાય છે વર્ષો જાય છે યુવતીના પિતા એટલે કે નારદજીના સસરાનું પણ મૃત્યુ થઈ જાય છે અને નારદજીની ભગવત કૃપાથી અને સૃષ્ટિના ક્રમથી પાંચ છ બાળકો પણ થાય છે નારદજી સંસારમાં ડૂબી ગયા છે ભગવાન વિષ્ણુ રાહ જોવે છે બોલો નારદ પાણી લેવા ગયો છે ક્યારે આવે ને ક્યારે હું તૃષા બુજાવું અહીંયા ચાર પાંચ છ બાળકો થયા છે નારદજી સુખરૂપ સંસારમાં છે ભગવાન વિષ્ણુએ શું મને કહ્યું છે શું લેવા આવ્યો છે એ પણ ભૂલી ગયા છે એમાં એક વખત એવું બને છે ચોમાસામાં અતિશય વરસાદ થાય છે અને આખું નગર પાણીથી તરબતર થવા માંડે છે નારજે વિચાર કર્યો કે આ નગર છોડીને ભાગવું જ પડશે જો નહીં ભાગું તો મારું કુટુંબ કબીલા બધું જ ચાલ્યું જશે આ મારી બેબલી જતી રહેશે આ મારો બાબો જતો રહેશે આ મારી પત્ની જતી રહેશે તો હું શું કરીશ એટલે નારજીએ બધાને ખભે બેસાડ્યા કોઈને કેડે બેસાડ્યા અને પોતાની પત્નીનો હાથ પકડ્યો અને નારજી બધું લપસિંદર લઈને નગરની બહાર ચાલ્યા ગયા છે હવે ચાલ્યા જાય છે એ દરમિયાન તો નદી ઘોઘવાટા કરતી આવી એટલે નારજી વિચાર કરે છે કે નદી પાર કરવી જ પડશે જો નહીં પાર કરું તો તો બધું ડૂબાડી દેશે એટલે બાળકોને સાચવે તો આ બાળક છૂટી જાય આ બાળકને સાચવે તો આ બાળક છૂટી જાય બેયને સાચવા જાય પત્નીનો હાથ છૂટી જાય નારજી ફાંફા મારે છે નદીનું જોર વધતું જાય છે નારજી ગોથા ખાય છે ગમે તેટલા પુરુષાર્થ ને પ્રયત્ન કરવા છતાંય બે બાળકો જતા રહ્યા એમાં નારજી પત્નીને બચાવવા ગયા હતા બીજા બે બાળકો જતા રહ્યા એને પકડવા ગયા પત્ની પણ છૂટી ગઈ પત્ની બાળકો તમામે તમામ લપસિંદર નદીના પ્રવાહમાં તણાઈ ગયું નારજી એકલા થઈ ગયા આંખમાં આંસુ આવી ગયા હૃદયમાં દુઃખ વ્યાપી ગયું શોકમગ્ન થઈ માંડમાં નદીને સામે કિનારે પહોંચ્યા અને એક ઝાડને નીચે બેસી આંખમાં આંસુ સાથે બેસી અને દુઃખમાં ડૂબી ગયા છે અને રડે છે નારદજી પોતાના બાળકો પોતાની પત્ની એનું સ્મરણ કરે છે હાય હાય ક્યાં ગયા મરી ગયા બધા હવે મારું કોણ રહ્યું એ જ વખતે એના ખભા ઉપર કોઈનો હાથ પડ્યો અરે નારદજી આંખ તો ખોલો પાણી ક્યારે લાવશો આંખ ખોલી દે ભગવાન વિષ્ણુ અરે મહારાજ તમે તું નારદિયા પાણી લેવા ગયો તો નથી આવ્યો નહીં અરે મહારાજા તો વર્ષો થઈ ગયા મારા બાળકો મારી પત્ની મારું કુટુંબ મારું નગર આ વરસાદ આ બધું ક્યાં તો જો ચારે બાજુ કઈ દેખાય છે નારદે ચારે બાજુ નજર નજર કરી તો ન વરસાદ મળે ન નદી મળે ન નગર મળે ન કઈ મળે મહારાજ આ શું ધીસ ઇઝ માય માયા આ મારી માયા છે નારદજી દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા માને વે પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે આ માયા શું છે એ જાણવામાં બહુ મુશ્કેલી છે મારી માયા આવું સર્જન કરે છે આ એનું કાર્ય છે એટલે મારે શરણે આવે એ જ બચે બાકી તો ભલભલાને માયા છે હે નારદ વશીભૂત કરે છે અને વાત સાચું છે કારણ કે એનું કાર્ય જ એ છે અંધકાર ફેલાવો મમતા ગ્રંથિથી બાંધી દેવો અહમ ગ્રંથિથી બાંધી દેવો મળ વિક્ષેપ અને આવરણ કરવું એ માયાનું કાર્ય છે એટલે આ જીવ છટકી ન શકે આટલી ભયંકર માયા ભરતજી જેવા ભરતજી એના સંદર્ભમાં પણ મહારાજ માયા સમજાવે છે તો ભરતજી જેવા ભરતજી કઈ સ્થિતિએ પહોંચ્યા બ્રાહ્મણી સ્થિતિ સમાધિ અવસ્થા સાક્ષાત દેવતાઓ ભગવાન એની ઝૂંપડી આવે એવા સમર્થ ભરતજી મહારાજ કુલ્હાશ્રમમાં પણ એક નાનકડા મૃગ બાળમાં એને માયા લાગી એક નાનકડું મૃગનું બાળક એમાં એને માયા લાગી ગઈ એમાં એને મોહ થયો હવે એ નાનકડું હરણ બાળ મૃગ બાળ એને ધ્યાન કરવા દેતું નથી જેનું ધ્યાન દિવસો સુધી તૂટતું નહીં એનું આજ બે પળ પળ માટે પણ ધ્યાન લાગતું સતત ને સતત પેલું હરણ આવીને શિંગડા ભરાવે છે એના મનમાં અને ના ભરતજી મહારાજનું ધ્યાન તૂટી જાય છે મારું હરણ ક્યાં આવ્યું સમજી શકાય કે કોઈ સ્ત્રી યુવતી કે કોઈ અપ્સરા કોઈ ઋષિ મુનિનું ધ્યાન તોડે અને માયા કરે એ સમજી શકાય કોઈ રાજ્ય સમૃદ્ધિ માયા કરે સમજી શકાય કોઈ માલ મિલકત છે એ માયા પેદા કરે આવરણ કરે પકડી રાખે સમજી શકાય પણ એક નાનકડું હરણનું બાળ આટલી સ્થિતિએ પહોંચેલા ભરતજી મહારાજને પણ ઢાંકી દે ધ્યાન તૂટી જાય અને આવરણ પેદા થઈ જાય અને અંત સમયે પણ એ જ મૃગ બાળમય થઈ અને ભરતજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ એનો ત્યાગ કરનારો મહારાજા એ ભરતજી અંતે મૃગમય થઈ અને બીજો જન્મ મૃગનો પ્રાપ્ત કરે આ આવરણ થઈ નહીતર એને કોઈ માયા નડી નહીં તમામ સમૃદ્ધિ રાજ્ય સમૃદ્ધિ એમની રાજ્ય ખજાનાની સમૃદ્ધિ પોતાની સ્ત્રીઓ પત્નીઓ બાળકો કોઈ આવરણ ન કર્યું પણ મૃગનું બાળ આવરણ કર્યું એટલે જે પદાર્થ આડું આવીને આવરણ કરે ધ્યાનમાં એનું નામ માયા છે મૃત્યુ બગાડી નાખ્યું સ્થિતિ બગાડી નાખી ત્રણ જન્મ લેવા પડ્યા ત્યારે ભરતજી મહારાજનો છુટકારો થયો અને ખરેખર એના સંદર્ભમાં તમામે તમામે સમજવાનું છે ઘણા ભક્તો હોય ભગવત ભક્તિ કરતા હોય પણ સતત પોતાના પરિવારની ચિંતા પોતાના બાળકોની ચિંતા હવે અમારા ગયા પછી આમનું શું થશે ભાઈ તમારી ચિંતા પણ તમારા બાપુજી આવી જ કરતા હતા છતાંય તમારું શું થયું અને તમારા પિતા હતા ને એમની પણ ચિંતા તમારા દાદા કરતા હતા છતાં એમને જ ગુજરી ગયા છતાંય તમારા પિતાનું શું થયું તો તમે પણ એક દિવસ આમનું ગુજરી જ જવાના છો શા માટે એની ચિંતા એની મમતા એ આટલી હદ સુધી હા જરૂર એને શિક્ષણ આપી શકાય એને સમજાવી શકાય ઘણા બસ એ જ આલોચ હોય કે ગમે તેટલું કહીએ તો દીકરાને પરણાવી દીધા છે વ્યવહાર જુદો કરી દીધો છે નોકરી ધંધો છે પણ એને એને હજી કેમ વ્યવહાર ચલાવવો આવડતું નથી એના બાળકોની સાર સંભાળ લેતા આવડતું નથી એને પૈસા કેમ સેવ કરવા બચાવવા એની ખબર પડતી નથી એનું શું થશે એનું જરા આમ થઈ જાય એનું આમ થઈ જાય આ મોહ અને મમતા બહુ પ્લીઝ મહેરબાની કરીને અમુક અવસ્થાએ પછી આ છોડી દીધા જેવું છે એના પ્રારબ્ધ એના ભોગ એ ભોગવે ક્યાં સુધી એ મમતા રાખવાની છે કર્તવ્ય પૂરું કર્યું પછી એનું પ્રારબ્ધ છે એના સંસ્કાર છે લાભ કરો તો પણ એ નહીં સુધરે તમે બગડશો એનો સ્વભાવ જ એવો છે કે જે બધાની સાથે સ્વભાવથી પોતે વ્યવહાર બગાડે છે કામમાં ધ્યાન નથી દેતો કુટુંબમાં ધ્યાન નથી દેતો તો એનો સ્વભાવ છે એનાથી તો એ સુધરશે નહીં તમારી ચિંતાથી પણ તમે બગડી જશો તમારો અંત અવસ્થા બગડી જશે તમારો પુનર્જન્મ બગડી જશે રૂગનાથપુર ખોડી સ્વામિનારાયણ રૂગનાથપુર ત્યાંના અર્જણ ભગત હતા બાલમુકુદાસજી સ્વામીની સાથે રહીને એકાંતિક ભાવે સત્સંગ કરનારા સ્થિતિવાળા ભક્ત કહેવાય જેની આંગળીને વેઢે ગણી શકાય એવા અને અંત અવસ્થે શ્રીજી મહારાજ તેડવા આવે ભક્તરાજ બધાઈને જય સ્વામિનારાયણ કહીને રજા માગે અને એની સ્થિતિ પણ એવી અને મહારાજ બીજાઓને દર્શન આપીને પણ ભક્તને સાક્ષાત પોતાના વિમાનમાં બેસાડી અને પોતાના લોક પ્રત્યે લઈ પણ જાય પણ શ્રીજી મહારાજ તો બહુ કુશળ ચિકિત્સક છે તો એ ભગતને વિમાનમાં બેસાડ્યા પછી એનું વિમાન એ ભગતના ખેતર દીકરીનું જે ખેતર હતું એના ઉપરથી ચલાવ્યું તો એની દીકરીનું ખેતર આવ્યું તો નીચે ભગતે જોયું તો ઓળખી ગયા ઓહો આ તમારી દીકરીનું ખેતર જો અમારી દીકરીનું ખેતર ઓહો બાજરો ઉભો છે બાજરો તો કણે ચડી ગયો છે દાણા કેટલા છે પણ એક એક ડુંડા ઉપર પાંચ પાંચ પંખીડા બેઠા છે કોઈ ઉડાડતું નહીં હોય હવે આ પંખીડા કોઈ નહીં ઉડાડે તો દાણાઓ વગર મારા દીકરીના છોકરાઓ ખાશે શું આ ચિંતા પેશી ક્યાં માયા વળગી હવે મારી દીકરીના બાળકોનું શું દીકરીનું શું આ ખેતરને તો પક્ષીઓ ચણી જાય છે અને શ્રીજી મહારાજે તરત સાથે મૂળજી બ્રહ્મચારી હતા એમને કીધું બ્રહ્મચારી તો કે હા મહારાજ તો કે આ ગંધાય છે શું તો કે મહારાજ આ લોક જ ગંધારો છે તો કે ના લોક નહીં આ વિમાનમાં ગંધાય છે તો મહારાજા ભગતની વાસના તો કે હા મારો ધક્કો જવા દો નીચે અને અર્જણ ભગતને મહારાજે ત્યાંથી કાઢી મૂક્યા અને હજી નનામીમાં શરીર બાંધતા હતા ત્યાં પાછો પ્રવેશ થયો અને અર્જુન ભગત બેઠા થયા ઐતિહાસિક ઘટના છે કોઈ કપોળકલ્પિત દંતકથા નથી આ સંત કથા છે અર્જુન ભગત બેઠા થયા રડી પડ્યા કુટુંબ પરિવારે પૂછ્યું બાપા શું થયું પૂછોમાં અને ભક્તને ચિંતા થઈ કે હવે શું કરું વિચાર કર્યો કે બાલમુકુદાસ સ્વામી સમઢિયાળા આવ્યા છે હવે ત્યાં જઈને એમની પાસે જઈને મારું દુઃખ નિવેદન કરો ઓહો મહારાજ આવ્યા મને મૂકીને જતા રહ્યા આ દુઃખ મને આટલી માયા કેમ આવી ગઈ આવરણ કરી ગઈ માયા આટલું મારું જ્ઞાન હતું આટલી સમજણ હતી આટલા સંતોના સાથે રહીને મેં સ્થિતિ મેળવી તોય મને આ માયા અહીંયા પકડી ગઈ બાળમુકુદાસ સ્વામી પાસે ગયા જ્યાં હજી પ્રવેશ કરે બાળમુકુદાસ સ્વામી કથા વાર્તાનો સત્સંગનો જમેલો જામ્યો છે એમાં ભગત આમ આવે છે એ જ વખતે જ્યાં નજીક આવવાના થયા ત્યાં જ બાળ મુકુદાસજી સ્વામી એ તો નિરાવરણ દ્રષ્ટિવાળા એમણે તરત જ કીધું કેમ ભગત આવો આવો વાસના ટાળવા આવ્યા છો ને આવો આ તમારી વાસનાએ તમને ક્યાં મૂક્યા છે એક મહિનો રાખ્યા વાતો જ કરી ભક્તની વૃત્તિને શુદ્ધ નિર્મળ કરી અને સંત આશીર્વાદથી ફરીથી એક મહિના પછી એ અર્જણ ભગત શરીરનો ત્યાગ કરીને પોતે ભગવાનની સાથે ચાલી નીકળ્યા આ માયા છે એટલે બહુ હદ સુધી હવે અમારા પરિવારનું અમારા પુત્રોનું આ બધાનું શું થશે વ્યવહારનું શું થશે એ બલા હવે મૂકી દેવાની હવે આપણી અવસ્થા થઈ છે પછી એની ચિંતા નહીં પણ મોટા ભાગના હરિભક્તોને જોઈએ સાવ ખડી ગયા હોય અંગમ દલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વ દંડમ તદપિન મુંચ ત્યાસા પિંડમ સાવ લાકડી જેવો લાકડીની સાથે થઈ ગયો હોય ચાલી ન શકાતો હોય છતાં આશાનો પિંડ જતો નથી હજી આટલું કરી દઉં મારા બાળકોને આટલી વ્યવસ્થા કરી દઉં એક મકાન બનાવતો જા એક આટલી ઓળખાણ કરાવતો જા હવે એ મૂકવાની જરૂર છે મેં એક વયોવૃદ્ધ વડીલને જોયેલા દુકાને જઈ ન શકે દમનો દર્દી બેસી ન શકે છતાંય દુકાન મારા બાળકો હું બેઠો હોઉં તો વ્યવહાર સારો ચાલે વેપાર બહુ થાય તો એકવાર હું એ દુકાને ગયેલો ત્યારે મેં જોયેલું તો બાપો આમ એક તકિયાને ટેકો દઈને આમ ઊંધા સૂતેલા ગોઢલી જેમ થઈ મેં કીધું બાપા આમ કેમ સૂતા છો મને કે મને દમનો હુમલો આવે છે ને એટલે આમ પડી રહેવું પડે મેં કીધું તો પછી ઘેરે જ રહેતા હો તો શું વાંધો તો કે લે ઘેરે સ્વામી રહું તો આ દુકાનનો વેપાર કેમ થાય અવસ્થા પંચોતેર વર્ષની પણ છતાંય માયા જતી નથી અને આ અર્થ એટલો જ તારવવાનો છે હવે આટલી અવસ્થાએ પહોંચ્યા પછી હવે એ બધી માયાને મૂકવાની વેપાર ધંધા બહુ કમાયા બહુ કુટુંબને માટે બહુ ઘસાયા બહુ વ્યવહારોને માટે બહુ જ પ્રયત્ન કર્યા હવે જો મનમાં હજી પણ જો એ આવરણ ચાલુ હોય તો હવે એ માયા છે આ માયાનો વચરામૃત સાંભળ્યા પછી એ થોડો થોડો વિચાર કરવાનો છે નહીતર તો મૃત્યુ બગાડી નાખે અરે ભગવાનનો સંત હોય સાધુ હોય મંદિરની જ પ્રવૃત્તિ કરતો હોય પણ જો એ ભગવાનનું ધ્યાન ભજન કરવા બેસે ત્યારે એને બધી સેવા પ્રવૃત્તિઓ એને ધ્યાન ભજન પૂજાપાઠ કરવા ન દે આવરણ કરે ક્રિયારૂપ થઈ જાય તો એ બધી માયા છે આમાં કંઈ બકાત નથી રાખ્યું ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે તે માયા છે બસ એટલે ભલે સંત હોય મંદિરનું કાર્ય કરતો હોય એટલા માટે આપણે ત્યાં શીખવાડાયું છે કે મંદિરની પ્રવૃત્તિ મંદિરના પ્રવૃત્તિના વખતે પણ ધ્યાન ભજનમાં બેસો પૂજા પાઠમાં બેસો કથા વાર્તા કીર્તનમાં બેસો ત્યારે બધું એક બાજુ હડસેલી અને શાંત થઈને બેસવા એ આવરણ ન હોવો જોઈએ જેમ આપણે સ્વામી કહેતા કે આટલા ગુરુકુળો આટલી સંસ્થા છે પણ કોઈ સંસ્થાઓ આ ગળે ઘંટ બાંધ્યો નથી મહારાજ આ ઘડીએ તેડવા આવે તો આમ આમનમ ચાલ્યા જઈએ એટલી જ તૈયારી છે અને ખરેખર એ જ રીતે ચાલ્યા ગયા અને આપણે નજરે જોયું તો એ ઠેરાવ એવા મહાપુરુષોનો હોય છે એક સંત એમણે મંદિર કરેલું પછી વ્યવહારનો કોઈ ગોટાળો થયો એમાં એ હરિભક્તે એમને ઠપકો આપવા માંડ્યા આગેવાન હરિભક્ત જરા ધ્યાનથી સાંભળજો એટલે પેલા હરિભક્તે એમ કીધું સ્વામીજી તમે આ આવી રીતે કરો એ ઠીક ન લાગે હવે તમારે ન આમ વર્તવું જોઈએ તમારો થોડો સ્વભાવ પેલો કરવો જોઈએ આવી રીતે મંદિરની વ્યવસ્થા ન ચાલે એટલે પેલા સંત હતા ને એમણે બળાપો કાઢ્યો અરે ભલા માણસ તમે આટલી ઉંમરે થઈને મારી જેવાને તમે આ આવા વ્યણ કયો છો આ મંદિર મેં કેમ કર્યું આના માટે હું કેટલો ઘસાઈ ગયો મેં મારું શરીર ઘસી નાખ્યું મેં મારા લોહીનું પાણી કરી નાખ્યું એટલી બધી મહેનત કરી કરીને આ મેં મંદિર કર્યું અરે હું તને ભગત શું કહું કે આ મંદિર કરવા માટે મેં ક્યારેય શાંતિથી માનસી પૂજા પણ નથી કરી અને તું આજે મને આવા વેણ કહો છો ત્યારે હરિભક્ત બહુ સરસ બોલ્યો સ્વામીજી તમને જો આવી રીતે સરખી રીતે માનસી પૂજા કરવાનો સમય ન રહેતો હોય તો પછી મારા તમારા ફેરશું એવી ક્યાં આજ્ઞા છે કે તમને માનસી પૂજા પણ ન થઈ શકે એટલી બધી પ્રવૃત્તિઓ કરો અને માનસી પૂજામાં અવરોધરૂપ મંદિર થતું હોય આટલી બધી પ્રવૃત્તિ તો સમજીને પ્રવૃત્તિ કરવી જોઈએ માનસી પૂજા પણ જો તમે ન કરી શકતા હો તો પછી બીજા લોકમાં તમારામાં શું ફરક રહ્યો એ જ તમારું ચિંતન ખોટું છે એ જ તમારો સ્વભાવ ખોટો છે એ તમારી મમતા છે એ જ મમતા દુઃખનું કારણ છે એટલા માટે તા સુધરવું જ જોઈએ વાત સાચી મંદિરની પ્રવૃત્તિ હોવા છતાં પણ જો ધ્યાન ભજનમાં વિક્ષેપ પેદા કરી નાખે તો એના માટે માયા થાય છે એટલે માયાને સમજવી બહુ કઠણ છે તમારે જેમ તમારા પુત્રોની ચિંતા હોય છે એમ સંતોને મોટે ભાગે આજે પોતાના શિષ્યો એની ચિંતા હોય છે એને એક હું રૂમ લઈ લઈ દઉં એને જરા ક્યાંક આજીવિકાનું સાધન ગોઠવી દઉં કોઈ વસ્તુ પદાર્થ શેઠ પાસે ભાડે તો તરત લેવાનું મન થાય હું મારા ચેલાને આપું એ ઉપયોગ કરશે મોટે ભાગે આવી રીતે મોટા મોટા સાધુઓ પોતાના ચેલાઓ માટે ચિથરા ભેળા કરતા દેખાય પૈસા ભેળા કરતા દેખાય છે રૂમ ઓરડીઓ એની વ્યવસ્થા કરતા દેખાય છે આ બધી માયા છે પ્રવૃત્તિ દેખાય પેલી દ્રષ્ટિએ બહુ સારી દેખાય પણ છે તો બધી મોહ અને મમતાથી ભરેલી તો સંત સમાજે પણ પ્રવૃત્તિ ભગવતમય હોવા છતાં પણ ધ્યાન ભજનમાં વિક્ષેપ રૂપ હોય એનો ત્યાગ કરવાનું મનમાં એક વલણ તો રાખવું જ જોઈએ કારણ કે એ સર્વત્ર આ શિક્ષણ છે અને એનાથી જ ભક્ત છે એને શાંતિ અને ભગવાનની પ્રાપ્તિ થાય છે એ વગર નથી માયાને બીજી રીતે જોઈએ ને આવરણની દ્રષ્ટિએ તો જો મનસે ને છૂટ માયા કહીએ સોય માયા માયા સબ કોઈ કહે માયા लिखे न कोई जो मन से न छूट ही माया कहिए મનમાંથી જે છૂટી ન શકે એ માયા જે વસ્તુ જ્યારે આવે અને છોડીને એક બાજુ મૂકી શકો તોય કોઈ માયા નહીં લાખ પ્રવૃત્તિ કરો પણ ખભા ઉપર મૂકેલો ખેસ હવે ભાર છે લઈને બાજુમાં મૂકી સ્નાન કરવા જવું છે કપડા એક બાજુ મૂકી આવી રીતે જે ઉતારીને મૂકી શકે છોડી શકે તો માયા નથી પણ ગમે તેટલું કરે છતાં એ બટન ખુલે જ નહીં તો એ માયા છોડવું હોય છતાં ન છૂટે એ માયા બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર થાય ત્યારે ઈર્ષાળુ તો કોઈ હોય ને સંત હોય તો કેમ ન હોય સંતોમાં તો વિશેષ ઈર્ષા હોય ત્યારે શ્રીજી મહારાજને કોઈ એમ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી તો આ બધું પોતાનું કરતા હોય એવું લાગે છે ત્યારે મહારાજને તો ખ્યાલ હતો કે બ્રહ્મ મુનિ તો મારો નિર્લેપ સંત છે મહારાજ વડતાલ પધાર્યા બેઠા છે અને બ્રહ્માનંદ સ્વામી બધી મંદિરની વાતચીત કરે છે એટલે મહારાજે કીધું સ્વામી હવે અમે અહીંથી જઈએ છીએ ગઢડા બાજુ તો ચાલો તમે પણ અમારી સાથે ચાલો મંદિરનું કામ ચાલુ છે અને જવું કોઈ ભલામણ કોઈ પ્રવૃત્તિ કઈ જે આગેવાન હોય એને જ ખબર હોય પ્રવૃત્તિ ને વહીવટની અને મહારાજ એમ કહે છે કે ચાલો સ્વામી તમે અમારી સાથે ગઢડા બ્રહ્માનંદ સ્વામી કે ભલે મહારાજ પૂજાની જોડી લઈ આવું કે અહીંયાથી મંગાવી લઉં મહારાજ કે મંગાવી દી અને એક પોતાના સંત દ્વારા પૂજાની જોડી મંગાવી લીધી ખભે ભરાવી મહારાજની સાથે ચાલી નીકળ્યા ત્યારે બધાને પ્રતીતિ આવી કે આ તો નિર્બંધ છે આને કોઈ મંદિરનો મમતા નથી આજે કોઈએ કોઈ મંદિર ચણાવ્યું હોય ને એને અધવચ્ચેથી કાઢી મૂકજો ખ્યાલ આવે કે માયા કેટલી છે મમતા કેટલી છે મોહ કેટલો છે આજે તો એકબીજા એકબીજાના મંદિર પડાવવા માટે ધમાલ બોલાવે છે અને એના માટે કોર્ટમાં કેસ થઈને પીડ્યા છે ક્યાં માયા આ બધા આવરણ છે આ બધી માયા છે તો ભગવાનનું ધ્યાન કરતા સંત હોય કે ગ્રહસ્થ હોય જે પદાર્થ આડું આવીને આવરણ કરે મતલબ કે સ્ત્રી હોય પુત્ર હોય પરિવાર હોય ધન હોય સુવર્ણ ચાંદી હોય મૃગનું બચ્ચું હોય કે પછી એક નાનકડી તુંબડી હોય કે કૌપિન હોય પણ જે ધ્યાનમાં વિક્ષેપ પેદા કરે એ બધી જ માયા છે પછી સંસારનું કર્મ હોય કે ભગવત ભક્તિને લગતી પ્રવૃત્તિ હોય પણ આવરણ કરે છે તો ચેતી જવા જેવું કે આ અત્યારે મને ઢાંકે છે એવું એક માયાનું સુંદર સ્વરૂપ આપણે સમજવાનું છે એ ધ્યાન ભજનમાં આવરણ કરે તે માયા છે ખરી વાત છે પણ એક માયાના આવરણનું બીજું સ્વરૂપ છે એ સમજવાનું છે પદાર્થો આવરણ કરે એ માયા બરાબર બીજું સ્વરૂપ કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા પછી ઐશ્વર્ય પ્રગટવા માંડે ષટચક્રો દેખાવા માંડે લોક લોકાંતરો દેખાવા માંડે રિદ્ધિની સિદ્ધિઓ પ્રગટે એમાં જો આવૃત થઈને અટકી જાય તો માયા આ માયાનું બીજું સ્વરૂપ આવરણનું બીજું સ્વરૂપ એ ધ્યાન કરતા કરતા વળી પોતાના આત્માનું ચૈતન્ય પ્રકાશમય સ્વરૂપ દેખાય એટલો બધો ઉજ્જવળ પ્રકાશ દેખાય કે એમાં ભગવાનની મૂર્તિ પણ ન દેખાય એટલો તેજનો સમૂહ ઉલટી પડે અને એમાં લુબ્ધ થઈને અટકી જાય તો એ પણ માયા કારણ કે ભગવાનની મૂર્તિ નથી એટલે લખ્યું છે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે જે આવરણ કરે તે તે બધી માયા છે ભક્તને માટે આવે લોક લોકાંતરો સિદ્ધિઓ ષટચક્રો દેખાવા કે કેવળ ઘન મય તે જ દેખાવું તો પણ એ ભક્તને માટે ભગવાનની મૂર્તિ સિવાય બીજું જે જે દેખાય તે તે બધી માયા સમજીને ત્યાગ કરે તો એ ભગવાનનો એકાંતિક અનન્ય ભક્ત ખરો પણ આપણે તો એની કોઈ માથાકૂટ જ નથી ને એવી કોઈ સિદ્ધિઓ પ્રગટવાની નથી એવી કોઈ આવવાની થઈ રીધી સીધી એવા કોઈ લોક લોકાંતરો દેખાવા નથી કે એવા કોઈ શટ ચક્રો નથી દેખાવાના ખાલી ગાડીના ચક્રો દેખાય છે કે પંચર પડ્યું છે તમે કરાવવા જવું છે અને આ મારુતિ જૂની થઈ ગઈ છે તમે વન થાઉઝન્ડ લેવું છે એ ચક્રો દેખાય છે બાકી આ શટ ચક્રો ક્યાં ચાર ચક્રો દેખાય છે મોટરના ચાર ચક્રો દેખાય છે સાચી વાત છે ને એટલે આ કઈ આપણા માટે બહુ મહત્વનું નથી કારણ કે આવું થવાનું જ નથી પણ એનાથી સરળ વાત એ છે કે આપણે પૂજા પાઠમાં બેઠા હોઈએ જપ કરવા બેઠા હોઈએ અરે સવારની એક પૂજા સમજો પૂજા કરવા બેઠા છે એ સવારની પૂજા કરતા કરતા જે જે આવરણ કરે તે તે બધી માયા બસ હવે જે પંદર મિનિટ પૂજા કરવાની હોય એમાં જો સુખરૂપ રીતે ધંધા વ્યવહાર રોજગાર પુત્ર પરિવાર કુટુંબ દેહ આ તે બધું જો આવરણ કરતું હોય અને માળા કરવા ન દેતું હોય પંદર મિનિટ તો જેટલું જેટલું આવે એ બધું સમજવાનું આ બધી માયા છે એનાથી જ્યાં સુધી ન છૂટાય ત્યાં સુધી ભગવાનથી બહુ છેટું છે પૂજા કરતા હોય ને ઘણા વેવલા હરિભક્તો મોટા ભાગના વેવલા જ હોય છે એ પૂજા કરતા હોય પછી એના છોકરા હોય નાના છોકરામાં તો મોહ હોય કાળજાનો કટકો કહેવાય જેમ કોઈ લાકડીમાંથી એક ટુકડો કાપ્યો હોય ને એમાં કાળજાનો ટુકડો કાપેલો છે એનો દીકરો છે દીકરી છે એટલે કાળજાનો કટકો કહેવાય એ રમતો રમતો આવે અને આ પૂજા કરતો હોય છોકરો આવીને ખોળામાં બેસ જાય પપ્પા હા મારો બટો ભગવાનને રમાડવાનું ભલે છોકરો મને રમાડવા અને વળી છોકરો નટખટી હોય તો વળી પ્રસાદીજી ધરાવી હોય નૈવેદ્યમાં ધરાવ્યું હોય તો એ લઈને ખાઈ જાય મૂર્તિ લઈને ભાગી જાય વળી બાપ સવારની પાછળ દોડે લાય બેટા લાય અત્યારે ના લઈ જવાય વળી મૂર્તિ આંચકીને પાછું વળી ગોઠવે વળી છોકરો ઊંધું જતું કરે બાપાને માથું ચાલીને હલાવે પાછળ ઢીકા મારે તો બાપને સારું લાગે પણ અભાવ ના આવે તો માયા ઘણા તો ગુણ ગાય ને સંતો પાસે આવે એટલે કે અરે સ્વામી કે મારો છોકરો તો એવો ગુણિયલ થવાનો છે કે હું પૂજા કરું એટલે ટપુક દઈને મારી બાજુમાં જ આવીને બેસી જાય લે એના એ ગુણ અને એવો એને ભગવાનમાં કોણ જાણે ભાવ છે મારી પૂજાની મૂર્તિ લઈને ભાગી જાય તે તું આ એના ગુણનું વર્ણન કરે છે કે તારા દોષનું વર્ણન કરે છે પૂજાની મૂર્તિ લઈને ભાગી જાય પ્રસાદ જાણીને સાકર ખાઈ જાય ખોળામાં જરી બહુ સારો ગુણિયલ છે આ માયા છે એ ગુણરૂપ નથી એ દોષરૂપ છે પૂજા કરે ત્યારે કોઈ અવરોધ વિક્ષેપ નહીં સહન ન કરી શકે તો એ ભગવાનનો ભક્ત ખરો છે એને આવરણો છોડ્યા છે તો ભગવાનનું ધ્યાન ભજન કરતા જે જે પદાર્થ આડું આવીને આવરણ કરે તે બધી માયા છે અને એ માયા જે છોડે એ ભગવાનનો ભક્ત છે ને એને ભગવાનની પ્રાપ્તિ છે હવે બીજો પ્રશ્ન છે એ મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે મહારાજ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મમય દેહને પામે છે અને અહીંયા એક શબ્દ સમજવાનો છે બીજું બધું સમજાય છે પણ ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે આ ધર્મકુળ છે એ જે શબ્દ મૂક્યો છે એ થોડો અટકવા જેવો છે કારણ કે ઘણા લોકો ધર્મકુળ આ શબ્દનો અર્થ પ્રથમ વચનામૃત છે અને એમાં જ મૂક્યું છે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તો અમુક લોકોએ ધર્મકુળનો અર્થ એવો કર્યો કે સત્ય શૌચ દયા તપ એ આદિક જે ગુણ છે એ ધર્મનું કુળ છે એનો આશરો રાખીને મતલબ કે એને ધારીને એને આશરે રહીને જે ભગવાનનો ભક્ત ભક્તિ કરે છે એ ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે એટલે કે ભગવાનને પામે છે એટલે સત્ય શૌચ દયા આદિ ગુણ એ ધર્મનું કુળ છે એવો અર્થ કરે છે પણ શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે આવા ગુણને માટે કુળ શબ્દ વપરાયો નથી સત્ય શૌચ દયા તપ એ તો ધર્મના ચરણ છે ધર્મના ચરણ ગણાવાય છે તો ચરણ હોય એ કુળ ક્યાંથી હોય એટલે શાસ્ત્રમાં કંઈ આવા કુળની ચર્ચા નથી પણ એ લોકો જે અર્થ કરે છે જે તે જુદા પડેલા જે તે વ્યક્તિઓ એ પોતાના સ્વાર્થ માટે કરતા હોય એવું ફલિત થાય છે ત્યારે અમુક લોકો એવો ધર્મકુળનો અર્થ કરે છે કે ભાઈ પૂછ્યું પ્રશ્ન કે ધર્મકુળનો શું અર્થ લેવો તો કે ભગવાન સ્વામિનારાયણ એ ધર્મકુળનો અર્થ છે ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણ એમનો જે આશ્રિત છે એ એની વાત છે ના જો ધર્મકુળ એટલે ભગવાન સ્વામિનારાયણ એ રીતે જો તમે અર્થ લેવા જાઓ તો તો આવી રીતની ભાષા થાય કે ભગવાન સ્વામિનારાયણને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તો એની જગ્યાએ ધર્મકુળ શબ્દ મૂકવાને બદલે ધર્મપુત્ર શબ્દ બધે વપરાય છે અને ધર્મપુત્રને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ રીતે લખાય કારણ કે ભગવાન સ્વામિનારાયણને માટે ધર્મકુળ એવો શબ્દ ક્યાંય પ્રયોજાયેલો નથી અને પ્રયોજી પણ ન શકાય ધર્મપુત્ર એ એમનું નામ છે ધર્મપુત્ર લખ્યું હોય તો તમે ભગવાન સ્વામિનારાયણ અર્થ કરી શકો તો ધર્મકુળનો અર્થ શું છે જે બિલકુલ સ્પષ્ટ છે ધર્મદેવની જે કુળ પરંપરા છે એ ધર્મકુળનો સીધો સાદો અર્થ છે અને એ જ ભાવ છે જેમ વૈષ્ણવોની અંદર વલ્લભકુળનો મહિમા છે અને વલ્લભકુળના આશ્રયનો મહિમા છે કેમ વલ્લભકુળ એટલે વલ્લભાચાર્યની કુળ પરંપરામાં વલ્ભાચાર્ય જે પોતે ગાદીઓની સ્થાપના કરી એ પરંપરિત કુળ પરંપરામાં ગાદી સ્થાપનાને આશ્રિત જે જે ભક્તો છે બધા વલ્લભ કુળને આશ્રિત ગણાય છે અને એનો ભારે મહિમા છે અને એ કુળને આશ્રિત વલ્લભ કુળને આશ્રિત ગાદીઓ ત્યાં મંત્ર અને દીક્ષા બ્રહ્મ સંબંધ લેવાય છે એનો મોટો મહિમા છે વૈષ્ણવોમાં એમ દરેક જગ્યાએ છે તો આપણે ત્યાં જે ધર્મકુળ છે એમ વલ્લભ કુળની જેમ ધર્મકુળ સંદર્ભિત છે ધર્મદેવને ત્રણ પુત્રો રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ ઈચ્છારામજી મહારાજ એમાં ઘનશ્યામ મહારાજ એ જ ભગવાન સ્વામિનારાયણ અને એમણે રામ પ્રતાપજી મહારાજ અને ઈચ્છારામજી મહારાજના એક એક પુત્ર રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને દત્તક લઈને બે ગાદીઓની સ્થાપના કરીને પોતાની પરંપરા પ્રમાણે એમણે બેસાડ્યા એક વડતાલમાં ને એક અમદાવાદમાં એ જે ગાદીઓની બેની સ્થાપના કરી અને જે ધર્મના કુળની વંશજોની એક જે ગાદી સ્થાપનાની પરંપરા સ્થાપી એ ધર્મ કુળનો સ્પષ્ટ અર્થ અભિપ્રેત છે એવું કરવાનું કારણ શું કારણ કે આપણા સારા એ ભારત વર્ષમાં મોટે ભાગે ધર્મ સમાજમાં પોતપોતાની પરંપરામાં ગાદીઓ સ્થપાઈ છે ઘણા લોકો એનો વિરોધ પણ કરે છે સાચું છે આવા સુગ્ન માણસો ન વિચારતા હોય એવું ન બની શકે પણ વિચારની પાછળ એક આપણી મનની ભૂમિકા સમજવા જેવી છે કે જે આદ્ય પ્રણેતાઓ હોય છે એ કંઈક સમજતા હોય છે સીધી વાત જુઓ કે આપણને આપણા દેશનો મોહ અને મમતા વિશેષ હોય સૌને વિદેશવાળા હોય તો એને પોતાના દેશનો મોહ અને મમતા હોય આપણે ભારતવાળા હોય તો ભારત દેશની મોહ અને મમતા હોય એ દેશની મોહ અને મમતા એના પછી વિશેષપણે મોહ અને મમતા એને પોતાના પ્રદેશની હોય છે રાજ્યની હોય છે પેલા એ મોહ હોય છે હું ભારતનો છું એનાથી વિશેષ પ્રગાઢ મોહ કયો હોય છે હું ગુજરાતનો છું હું રાજસ્થાનનો છું એનાથી પણ વિશેષ એને મોહ કયો હોય છે કે હું ફલાણા ગામનો છું આ ગામનો છું એનો વિશેષ મોહ હોય છે આખા ગુજરાત કરતા એની વાત આવે તો માણસ તરત ઉભો રહી જાય અને એ ગામમાં વિશેષપણે એનાથી અધિક મોહ શામાં હોય છે હું ફલાણા સમાજનો છું હું બ્રાહ્મણ સમાજનો છું હું પટેલ સમાજનો છું હું લુવાણા સમાજનો છું આ એને સમાજનો મોહ હોય છે અને એનાથી પણ વિશેષ ગણો મોહ સૌને પોતપોતાનો કુળનો મોહ હોય છે એનાથી આગળ વિશેષ મોહ ન હોય તો કુળનો મોહ એ વ્યક્તિમાં સહજ છે એ કુળનો મોહ છે એનો લાભ લઈ અને ધર્મની પરંપરા વ્યવસ્થા સચવાય એવું આદ્ય પ્રસ્થાપકોના મનમાં એક બીજ છે આજે પણ તમે જુઓ ભાઈ ફલાણા હરિભગત છે ઓહો આ કોણ તો એ આંબા શેઠના વંશમાં ચોથી પાંચમી પેઢી હતી એમ તો તરત આપણે પગે લાગીએ કે વાહ એમ આંબા શેઠ મહારાજની વખતે હતા એમના કુળમાં એમના દીકરાના દીકરાના દીકરા છે તો આપણને ભાવ થઈ જાય છે આટલો આપણા બધાના મનમાં એક પરંપરા કુળગત પરંપરાનો એક મહિમા હોય છે એ મહિમાનો ઓછ લઈને એક નિર્વાહ ચાલે ધર્મનો નિર્વાહ આજીવિકાનો નહીં ભાવનાનો નિર્વાહ ભક્તિનો નિર્વાહ ઉપાસનાનો નિર્વાહ એ ચાલી શકે એટલા માટે ઠેર ઠેર આચાર્યોએ આ સ્થાપના કરી છે આ એક આપણી મનની ભૂમિકા વલણ એનો લાભ લીધો છે અને લાભ સારા માટે એને ઘણા વિચારોને અંતે આ લાભ લેવાનું પસંદ કર્યું નહીતર તો શ્રીજી મહારાજે ખુદ વાસુદેવાનંદ બ્રહ્મચારી આદિકને પોતાની ગાદી ઉપર બેસાડવાનો પ્રયોગ સૌની સમક્ષ કરી જોયો પણ એનાથી જે થવું જોઈએ એ ન થવાને બદલે બીજું થાય અને એના પરિણામો સારા ન દેખાતા પછીથી મહારાજે ધર્મકુળની સ્થાપના કરી અને પોતાના ભાઈઓના બે પુત્રોને દત્તક લઈને બે ગાદીઓની સ્થાપના કરી છે ઠીક છે તો હવે ઘણાને સવાલ ઉઠે કે ભાઈ પ્રથમનું વચનામૃત સંમત અઢારસો છોતેરમાં અને એમાં ધર્મકુળ મૂક્યું ધર્મકુળ આવ્યું છે એ સંમત અઢારસો ને એક્યાસી બ્યાસી ની આસપાસ આવ્યાને સ્થાપના થઈ તો આ વચનામૃતમાં ધર્મકુળ ક્યાંથી આવ્યું સંમત અઢારસો છોતેર માં ધર્મકુળ હતું જ નહીં સમજાય છે કે નહીં સંમત અઢારસો છોતેર માં ધર્મકુળ તો આવ્યું જ નહોતું તો પછી વચનામૃતમાં આવ્યું ક્યાંથી અને જ્યારે ધર્મકુળ આવ્યો ત્યારે સંવત અઢારસો એક્યાસી માં સ્થાપના થાય આચાર્ય પદની તો એ વચનામૃતમાં આવે તો શું યોગ્ય હતું પણ અહીંયા પહેલા વચનામૃતમાં આવ્યા પહેલા ક્યાંથી આવ્યું અને મહારાજ એ કઈ રીતે બોલી ગયા આ પ્રશ્ન થાય તો વાત સાચી છે મહારાજ એ વખતે એ બોલ્યા પણ નહીં હોય કે ધર્મકુળને આશ્રિત કારણ કે કોઈ પરંપરા સ્થાપિત હજી થઈ નથી પણ વચનામૃત તૈયાર થતું જાય છે મહારાજને બતાવાતું જાય છે મહારાજ હવે જ્યારે સ્વધામ પધારવાની સ્થિતિમાં છે ત્યારે તમામ શાસ્ત્રોને વ્યવસ્થિત કરતા જાય છે તમામ ઉપાસનાને વ્યવસ્થિત કરતા જાય છે ત્યારે એ મહારાજની રૂચિથી કેવાથી અથવા તો એમની પછી જે ચાર આધારભૂત સંતો છે ગોપાલાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી શુકાનંદ સ્વામી એમણે વ્યવસ્થિતપણે ધર્મકુશ શબ્દ આ જગ્યાએ મૂક્યો છે અને મૂકવાની પાછળ એમનો સ્પષ્ટ અને શુદ્ધ ઈરાદો એ છે કે સંપ્રદાય છે એનું બંધારણ વ્યવસ્થિત સચવાય છે આ જો સચવાય નહીં તો ઘણી બધી જાતના મત મતાંતરો પ્રવર્તે સમજો કે કોઈ સંતોને ગાદીપતિ સ્થાપ્યા હોત જો નથી સ્થાપ્યા છતાં પણ કેટલી ગાદીઓ થઈ ગઈ નથી સ્થાપ્યા છતાં કેટલી ગાદી પ્રવર્તી ગઈ તો જો સ્થાપ્યા હોત તો જેટલા સંતો હોત એટલી ગાદી નાખીને બેસત કારણ કે સંત કોઈ ગાદી વગર રહી શકતો નથી ગાદી ખહે એને બહુ વહમી લાગે છે એટલે આ વિચાર પણ એક સમજવા જેવો છે આપણી રીતે કે તો કઈ દશા હોત બીજું ખાસ શ્રીજી મહારાજનું ધર્મકુળની સ્થાપનાનું હાર્દ બહુ ધ્યાનથી અને એક કાયમી યાદ રાખવા માટે એટલા માટે કે શ્રીજી મહારાજને બહેનો અને ભાઈઓનો જે વ્યવહાર છે એ અલગ રાખવો છે એ બ્રહ્મચારી ગાદીએ બેસાડ્યા ત્યારે પ્રશ્ન થયો કે હવે બહેનોને દીક્ષા કોણ આપે એટલા માટે પુરુષોને પુરુષો ધર્માચાર્ય દીક્ષા આપે અને બહેનોને ગાદીવાળા છે એટલે કે ધર્મપત્ની જે છે આચાર્યની ધર્મપત્ની છે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એને દીક્ષા આપે દીક્ષા લેવી અવશ્ય છે મંત્ર અને દીક્ષા એ ગુરુ થકી લેવી જોઈએ વૈદિકતા છે અને જે ગ્રહણ ન કરે તો એની પરંપરા અવૈદિક છે તો આપણે પુરુષોને તો એ વ્યવસ્થા થઈ શકે પણ જે સ્ત્રીઓને પુરુષોનો વિભાગ રાખવો છે એમાં બહેનોને માટે શું વ્યવસ્થા એટલે ખાસ બહેનોના નિર્વાહ થઈ શકે દીક્ષા વિધિનો એટલા માટે ગ્રહસ્થ પુરુષોને પોતાની ગાદી ઉપર સ્થાપન કર્યા જેથી કરીને પુરુષોને પુરુષો દીક્ષા આપે બહેનોને બહેનો દીક્ષા આપ્યા કરે અને એ અધિકાર એમના ધર્મ ધર્મપત્નીને સોંપ્યો હવે પ્રશ્ન અહીંયા એ થાય છે કે રુચિ કેટલી શુદ્ધ છે શ્રીજી મહારાજની કે આ હેતુ એમના માટે સ્પષ્ટ છે તો જે લોકો અત્યારે સાધુઓ ગાદી નાખીને બેસી ગયા એની બહેનો જે શિષ્ય વર્ગોમાં હશે એને દીક્ષા કોણ આપતું હશે પુરુષોને તે દીક્ષા આપી દે છે સંતોને આપી દે છે ગ્રહસ્થોને માળા કંઠી પહેરાવી દે દીક્ષા આપી દે બહેનોને માટે શું વ્યવસ્થા છે કંઈ પણ નથી એટલી અવૈદિકતા છે બહેનોને માટે ક્યાં મંત્ર દીક્ષા કોણ કંઠી આપે છે કોણ ધારણ કરાવે છે એના માટે કોણ ગુરુ પદે છે છે તો જેને તમે ઈષ્ટ માનો છો જે એ વ્યવસ્થાને સ્વીકારે છે તો મતપંથો જે પડ્યા એને માટે એક વસ્તુ પહેલી વિચારણીય છે કે ભાઈ શ્રીજી મહારાજની રુચિ ધર્મકુળની સ્થાપન કરીને સંપ્રદાયને એક બંધારણે રાખી મૂકવું અને દીક્ષા વિધિ તો એનું તો છડે ચોખંડન થાય છે બહેનોને માટે કોઈ વ્યવસ્થા નથી અને શ્રીજી મહારાજની જે રુચિ છે દીક્ષા આપવાની બાબતમાં સ્ત્રી પુરુષોના વહીવટને અને ગાદી સ્થાપીને સંપ્રદાયના બંધારણ માટે જે રૂચિ છે એ પ્રથમ રૂચિને જુદા પડનારાઓ ખંડન કરે છે જે આજ્ઞા પાળવા ઉપર ભાર આપે છે તો પોતાની ઈષ્ટની આજ્ઞા તો પાળતા નથી એટલે સૌ કોઈને માટે વિચારણીય શબ્દ છે આટલો સ્પષ્ટ મૂક્યો હોવા છતાં પણ કોઈ એની સામે નજર કરતું નથી ગાદી ઉપર વ્યક્તિ જે તે આવી જાય એમ તો તમારે ત્યાં વ્યક્તિ જેવી તેવી આવી જતી હોય છે છતાં જે કુળનો મહિમા એક સંપ્રદાયના બંધારણ માટે છે વ્યક્તિ માટે નથી તો એવો જે ધર્મ કુળને આશ્રિત આવો જે ભગવાનનો ભક્ત છે આશ્રય હંમેશા રહેવો જોઈએ તો ધર્મકુળનો આશ્રિતનો સીધો સાદો અર્થ જે આચાર્ય પરંપરા છે વૈષ્ણવોમાં જેમ વલ્લભકુળની મહિમા છે એમ આ સંપ્રદાયમાં પણ ધર્મકુળની મહિમા છે અને એ રહેવી જોઈએ તો જ સંપ્રદાયનું ગઠબંધન વ્યવસ્થિત ચાલે દિલ્હીની ગાદી છે દિલ્હીની ગાદી ઉપર વ્યક્તિ યોગ્ય હોવી જ જોઈએ એટલા માટે ચૂંટણી છે લોકશાહી છે હવે વ્યક્તિને લીધે તમે દિલ્હીને છોડી દો જે તે રાજ્યો સમજો ખાલિસ્તાનની માગણી કરે તો એ યોગ્ય છે એવી જ રીતે આપણે આ ધર્મકુળની જે સંપ્રદાયિક બંધારણ છે એની જે ગાદી છે એને છોડીને જે તે પોતાની ગાદીનો નિભાવ કરે છે એને અલગ રાજ્ય વ્યવસ્થા અલગ રાજ્ય વ્યવસ્થા થયા પછી એને ન તો સંપ્રદાયનો સિદ્ધાંત કામયાબી થાય અલગ પાકિસ્તાન થઈ જાય તો પછી દિલ્હીનું સિદ્ધાંત ત્યાં લાગુ પડે ત્યાં દિલ્હીનું બંધારણ લાગુ પડે ન પડે એમ ઉપાસના ફરી જાય સિદ્ધાંતો ફરી જાય શાસ્ત્રો ફરી જાય ક્યારે જ્યારે કોઈ અલગ ગાદીનો વહીવટ શરૂ કરે છે ત્યારે માટે એ ન થાય ઉપાસના ન બદલે સિદ્ધાંતો ન બદલે ભક્તિભાવ ન બદલે એટલા માટે ધર્મકુળની સ્થાપના છે બાકી કોઈ વ્યક્તિના વ્યામોહથી નથી અને એટલું બધાના મનમાં પણ સ્પષ્ટ હોવું જોઈએ તો ધર્મકુળને આશરે રહેવું દિલ્હીને આધીન થઈને પોતપોતાના રાજ્યનો સૌ કોઈ વ્યવસ્થિત વિકાસ કરી શકે છે દિલ્હીને આધીન રહીને ગુજરાત પોતાનો વિકાસ સાધી શકે એમ ધર્મકુળને આશ્રિત રહીને સૌ પોતપોતાના જે કાર્યો છે એનો વિકાસ સર્વોત્તમ રીતે સાધી શકે છે અને એનું સર્વોત્તમ નમૂનો આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અમદાવાદ વગેરે છે કે ધર્મકુળને આશ્રિત રહ્યું છે કાયમને માટે રહેશે અને છતાંય સંપ્રદાયની સર્વોત્તમ પ્રકારે સેવા થઈ રહી છે તો આ વ્યવસ્થિતતા છે બ્રહ્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ બ્રહ્મમય દેહને પામે છે હવે બ્રહ્મમય દેહ આત્મા ક્યારે દેહ વગર રહી શકતી નથી જેમ કોડિયું કોડિયું છે વાટ છે દિવેલ છે એના વગર જ્યોતિ અધર પધર આકાશમાં નથી રહી શકતો એવી રીતે આત્મતત્વ શરીર વગર રહી શકતો નથી ત્રણ પ્રકારના શરીર છે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ પણ આત્મા ક્યારેય શરીર વગર રહી શકતો નથી આ સ્થૂળ દેહ પડી જાય પંચભૂતનું છે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એ પડી જાય તો તરત જ એને ત્રણ તત્વોનું શરીર મળે છે જેમાં પૃથ્વી ને જળ નથી હોતું પણ તેજ વાયુ ને આકાશ એ ત્રણ તત્વોનું બનેલું એ જ ક્ષણે એને શરીર પ્રાપ્ત થાય છે અને જેને પ્રેતનું શરીર કહેવામાં આવે છે એ પ્રેતના શરીરથી એ યમપુરી સુધી યાત્રા કરે છે સુખ દુઃખને ભોગવે છે અને જો ત્યાં એની વ્યવસ્થા ન થઈ શકે મતલબ કે અતિ વાસનિક હોય તો પ્રેત થાય અને એ ત્રણ તત્વોના શરીરમાં જ પ્રેત યોનીને ભોગવે છે અને ભટકે છે પણ શરીર તો રહે છે રહે છે ને રહે છે પૃથ્વી જળ નથી તેજ વાયુ ને આકાશ આ ત્રણ તત્વોનું એનું શરીર બનેલું છે એટલે પ્રશ્ન થાય તો ભગવાનનો ભક્ત છે એને આવું દેહ તો ના જે ભગવાનનો ભક્ત નથી એને સ્થૂળ શરીર છૂટતાની સાથે ત્રણ દેહનું પ્રેતમય શરીર કહેવાય છે એ મળે છે પણ જે ભગવાનનો ભક્ત છે એને એવું પ્રેતમય ત્રણ તત્વોનું શરીર તેજ વાયુ આકાશનું નથી મળતું પણ એને દિવ્ય ચૈતન્ય શરીર મળે છે એ શરીરને જ્યોતિર્મય શરીર કહેવાય છે અને પેલા ત્રણ તત્વોના શરીરને ખાસ વાયુ સ્વરૂપ કહેવાય છે અને આને જ્યોતિર્મય કહેવાય પ્રકાશમય શરીર છે અને જે તે શરીરની જે તે લિમિટેશન હોય છે આ શરીર છે તો આપણે પૃથ્વી ઉપરની આની લિમિટેશન છે આપણે પક્ષીઓને જ્યાં આકાશમાં ઉડી શકીએ કારણ કે પક્ષીઓનું જે શરીર છે એની લિમિટેશન અલગ છે આપણા શરીરની લિમિટેશન અલગ છે ગતિ ન થાય તો ત્રણ તત્વોનું પ્રેતનું શરીર આવ્યું તેજ વાયુ આકાશ તો એની લિમિટેશન આપણાથી વધી ગઈ એ દિવાલમાંથી નીકળી જાય પર શરીરમાં પ્રવેશ કરી જાય અદ્રશ્ય થઈ જાય વળી પ્રગટ થઈ જાય વળી ધુમાડો થઈ નીકળી જાય આ એની લિમિટેશન છે પણ પૃથ્વી લોક છોડીને ઇતર ક્યાંય ગતિ કરી ન શકે એ એના શરીરની લિમિટેશન છે તો માયાની પાર જે જવું એના માટે આ કોઈ શરીર કામ ના આવે માયા પાર જે દિવ્ય ચિદઘન ભગવત ધામ છે ત્યાં જવું હોય તો એના માટે તો એવું જ યોગ્ય શરીર જોઈએ ભૂમા પુરુષના લોકમાં જતા ભગવાને શ્રી કૃષ્ણએ અર્જુન અને ઘોડા સહિત બધાને દિવ્ય શરીર પ્રદાન કર્યું અને ગયા એવી રીતે દિવ્ય શરીર વગર દિવ્ય લોકમાં જવાતું નથી ત્યાં પહોંચાય નહીં એટલા માટે ભગવાનના ભક્તને ભગવાન એ જ ક્ષણે પોતાની કૃપા અને ઈચ્છાએ એને ચૈતન્યમય શરીર આપે છે જે શરીરને દિવ્ય કહેવાય છે અને જે દિવ્ય અનેક બ્રહ્માંડોમાં જે પાર ભગવત ધામ સુધી વિહરી શકે છે આવું સ્ટેનલેસ સ્ટીલ બોડી જેને કોઈ ખાઈ ન શકે કાળકર્મ માયા કંઈ કરી શકે નહીં આવું એવું ચૈતન્ય માયા કાળ એનાથી પર એવું દિવ્ય શરીર ભગવાન અર્પણ કરે છે અને એ જ્યારે અર્પણ કરે એટલે એટલે કે અંતકાળે ભગવાન તેડવા આવે છે અહીંયા વચન છે એક ધર્મ કોને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એને અમે વચન આપીએ છીએ અંત સમયે અમે એને તેડવા આવશું ધર્મકુળને આશ્રિત નથી એને એના માટે અમે બંધાયા નથી કારણ કે ક્યાંક સિદ્ધાંતમાં લોચા લપટ છે કંઈક કંઈક છે અને એ સૌ સુગ્નજનો વિચારી શકો છો એના માટે ભગવાન બંધાયો છે કે કેમ એ વિચારણી પ્રશ્ન છે પણ આ જે સાંપ્રદાયિક રીતે એક ધર્મકુળને આશ્રિત શુદ્ધ ભાવથી એટલે શ્રીજી મહારાજની રૂચિથી જે ચાલી રહ્યો છે એને ભગવાન અંતકાળ તેડવા આવે છે આ એક વચન છે હું તેડવા આવું છું અને આપણે જોયું છે ઘણા એ નજરે અનુભવ્યું છે આપણા આશ્રિત ભક્તોને ભગવાન તેડવા આવે છે ત્યારે કોઈક તો રથ ઉપર બેસીને જાય છે કોઈક ગરુડ ઉપર બેસીને જાય છે કોઈક વિમાન ઉપર બેસીને જાય જ્ઞાન માર્ગીઓને આ નહીં સમજાય કે આ વળી કેવું વળી ગરુડ આવે એના ઉપર બેસે વળી વિમાન આવે ને એના ઉપર બેસે આ કેવી રીતનું ના શ્રીજી મહારાજે કહ્યું આ સાચું છે યોગ સમાધિ વાળા આને જોઈ શકે છે બીજા જોઈ શકતા નથી એટલે ખોટું નથી સાચું છે અને જે દેખાય છે એમાં પણ સમજવાનું છે ભક્તની ભાવના છે એટલે એ ભક્તની ભાવના બીજા એને આશ્રય રહેલા જે ભક્તો છે એની ભાવના એને આશ્રય રહીને મહારાજ તે તે વસ્તુનું દર્શન કરાવે છે જુઓ આ રહ્યું એટલે ત્યાં જવા માટે જ આવા વાહનોની જરૂર પડે એવું નથી પણ છતાં આવે છે એ ભક્તની ભાવના પૂરી કરવા માટે આવે છે એના ઉપર વિહરણ કરે છે એ પણ ભક્તની ભાવના માટે નહીતર ત્યાં ન પહોંચાય એવું પણ નથી ભગવાન સાથે છે ગમે ત્યાં જઈ શકે પણ ભક્તની ભાવના પૂરી કરવા માટે ભગવાન આવું દર્શાવે છે યા તો એને પ્રદાન કરે છે પણ ખોટું નથી યોગ સમાધિવાળા છે પ્રત્યક્ષ દેખે છે એ પ્રશ્ન પૂરો થયો ત્રીજો પ્રશ્ન આવે છે હરજી ઠક્કરે પ્રશ્ન કર્યો કેટલા તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે એ મહારાજ તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે અને એના માટે આ બધા આપણે બેઠા છે વર્ષો થયા કેટલા વર્ષથી સત્સંગ ચાલી વર્ષથી કેટલા વર્ષથી પાંત્રી વર્ષ કેટલા વર્ષથી સાઠ વર્ષ કેટલા વર્ષ પંચોતેર વર્ષ ગાઢ પ્રીતિ તો ના કેવી જેવી દેહમાં અને દેહના સંબંધીમાં જેવી ગાઢ પ્રીતિ થાય છે તો કે નથી થતી તો કારણ શું છે મહારાજે કહ્યું કે એનું એક જ કારણ છે એને ભગવાનનું મહાત્મય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી અને જેના થકી જાણ્યામાં આવે એવા જે સાધુ એના સ્વભાવ ઉપર જો વાત કરે છે તો એનો અભાવ આવે છે એનો દોષ લાગે છે એ દોષે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી અને એક રૂપકથી સમજી લ્યો સત્સંગ છે એ એક સ્કૂલ છે એ આધ્યાત્મિક સ્કૂલ છે જેમ તમારી લૌકિક સ્કૂલ છે પણ એના સંદર્ભથી સમજો એટલે આખો પ્રશ્ન જલ્દી સમજાઈ જશે અને આપણે જલ્દી પૂરું કરી દઈશું તો સ્કૂલ છે આધ્યાત્મિક જેમ પેલી સ્કૂલ છે તો પેલી સ્કૂલ હોય તો એમાં એક મકાન હોય પછી એમાં બ્લેકબોર્ડ હોય પછી સહાધ્યાયી વિદ્યાર્થીઓ હોય જ્યાં આપણે ભણતા હોય ત્યાં પછી એક ટીચર એટલે કે શિક્ષક હોય હોય ને હવે સમજો સ્કૂલના મકાનમાં વિદ્યાર્થીઓની સાથે જે સમૂહમાં બેઠા છે વિદ્યાર્થીઓ એ આપણા બધા સહાધ્યેયો છે સાથે ભણે છે શિક્ષક છે ગુરુ છે ક્લાસરૂમ છે સામે બ્લેકબોર્ડ છે શિક્ષક બધું ભણાવે છે પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એના ભેજામાં કોઈ વિદ્યા ઉતરતી જ નથી ત્યારે શિક્ષક એના ઉપર નજર કરે છે તો તકલીફ શું છે તો કે એ બાળકને વિદ્યામાં ધ્યાન નથી એટલા માટે કે એને રમવામાં ખેલવા કૂદવામાં ક્રિકેટમાં ફૂટબોલમાં તરવામાં ખેલકૂદ કરવામાં વધારે રસ છે દડાથી રમવામાં ક્રિકેટ રમવામાં એટલે ટીચર છે કે સહાધ્ય વિદ્યાર્થી છે કે વિદ્યાર્થીઓના વાલીને ફરિયાદ કરીને શિક્ષક એ દ્વારા ઠપકો અપાવે છે કે તમે તમારા બાળકને કહો કે રમવાનું ઓછું કરે અને અભ્યાસમાં ધ્યાન રાખે પણ પેલાને ક્રિકેટમાં રસ છે એટલે એને જે જે ઠપકો આપે છે એ બધા એને દુશ્મન લાગે કે હું ભણું છું મારે જેટલું ધ્યાન રાખવું તો રાખે તમારું શું જાય છે અમે અમારી રીતે કરી લઈશું ભાઈ તું તારી રીતે કરવાનું કહે છો પણ હમણાં પરીક્ષા આવીને ઉભી રહેશે અને આ બધું ઓછું કરો આ રોટલો નહીં આપે જ્યારે સમય હોય ત્યારે રમો ખેલો બરાબર છે પણ આખો દિવસ તમે આ આ ધોકો ધડકી લઈને બેસી રહ્યો તો વિદ્યામાં તમારું ધ્યાન ક્યાં તમે કઈ રીતે વિદ્યા પારંગત થશો પણ એ બાળકને ક્રિકેટમાં રસ હોવાથી એનો બાપ એને દુશ્મન લાગે અને એનો અભાવ આવ્યો મારા બાપ છે જ્યારે ત્યારે મને ટોક્યા જ કરે છે જુઓ એના બાપનો અભાવ આવ્યો એ અભાવ આવ્યો એટલે સુધરી ન શક્યો સહાધ્યાયી સારા વિદ્યાર્થીએ એમ કહ્યું કે તું રમે એ બરાબર છે પણ થોડું થોડું ઓછું કરી અને અમારી સાથે તું પાઠમાં બેસ પણ એ વિદ્યાર્થીઓ પણ એને સારા નથી લાગતા શિક્ષક ખુદ એમ કહે ચાલ ઉભો રહી જા ત્યાં આજે રમવા ભાઈ ગયો હતો ને દંડ આપું છું તો એને શિક્ષક પ્રત્યે ઝેર થાય હું રમું એમાં શિક્ષકના બાપનું શું જાય છે એટલે એનો અભાવ આવ્યો પરિણામે એને વિદ્યામાં કોઈ પ્રીતિ થતી નથી અને પાછો પણ વળતો નથી પણ વિદ્યાર્થી ડાયો હોય અને એનો બાપ દખે સહાય દે વિદ્યાર્થી ટકોર કરે કે વિદ્યાગુરુ શિક્ષક એમ કહે ભાઈ તું રમે છે બહુ સારું છે પણ હમણાં નહીં શાંતિથી રમજો અત્યારે વિદ્યામાં ધ્યાન રાખો ભલે ગુરુજી હવે હું ધ્યાન રાખીશ તોય વિદ્યાર્થીમાં જરૂર વિદ્યા ઉતરે છે એમ આ એક આધ્યાત્મિક સ્કૂલ છે એક ક્લાસરૂમ છે આ આપણું મંદિર છે આ મંદિર છે આપણો ક્લાસરૂમ છે અને આ તમે બેઠા એ અમે બેઠા આ બેઠા એ બધા સહાધ્યાયી વિદ્યાર્થીઓ છે અને આપણા ગુરુ છે એ ટીચર છે એ શિક્ષક છે અને બ્લેકબોર્ડને ઠેકાણે આપણો પ્રભુ ઘનશ્યામની મૂર્તિ છે એ બ્લેકબોર્ડ ઉપર શિક્ષક હોય છે બધા આંકડા માંડે છે એને ગણી બતાવે છે લખી બતાવે છે એમ જેટલી જેટલી શિક્ષા અપાય છે બધાના આંખ બધા ઘનશ્યામને બતાવવાના છે તો એ આપણું બ્લેકબોર્ડ એ છે શિક્ષક શીખવાડે છે આ બધા સહાધ્યાયી છે આ બધું મંદિર છે પણ શિક્ષક સહાધ્યાયી અથવા આપણો કોઈ સંબંધી એ આપણને કહે છે કે તમારામાં ભગવાનના સત્સંગમાં ધ્યાન વિશેષ નથી પણ તમે ખેલકૂદમાં બહુ ધ્યાન રાખો છો કઈ ખેલકૂદ તમારો સ્વભાવ છે ને લોભી બહુ છે પરસ્ત્રીને નિરખવાનો બહુ સ્વભાવ છે સ્વાદ કરવાનો બહુ સ્વભાવ છે કપટ કરવાનો બહુ સ્વભાવ છે કુથલી કરવાનો બહુ સ્વભાવ છે પણ આને નિંદા કુથલી કામ ક્રોધ લોભ એ રમત છે એ રામના રમકડા છે એમાં એને રસ લાગ્યો છે ક્રિકેટ જેવો એટલે એને જે જે ઠબકો આપે છે તો ગુરુ પણ એને સારો નથી લાગતો કે હું મારી રીતે જમું એમાં એમને શું પેટમાં દુખતું હશે એટલે હું મારી રીતે જે કાંઈ વ્યવહાર રાખું એમાં એમને શું તકલીફ આવતી છે ને આ જે અભાવ આવે છે પરિણામે એ સુધરી શકતો નથી પેલામાં લૌકિક વિદ્યામાં તો અભાવ લે તો કોઈ પાપ નથી લાગતું પણ અહીંયા જે સંત છે એમાં પાપ લાગે છે તો કે કેમ એ તીર્થક્ષેત્ર છે પવિત્ર તીર્થક્ષેત્ર છે એટલે તીર્થક્ષેત્ર છે ત્યાં જો કોઈ પાપ કરે ગંગા જેવું પવિત્ર સ્થળ છે ત્યાં જો કોઈ માછલા મારે તો બીજા જળાશયમાં માછલા મારે એના કરતા વધારે પાપ લાગે બીજે પાપ કર્યા હોય તો તીર્થમાં જઈને છૂટી શકાય પણ તીર્થમાં પાપ કરે તો ક્યાં છૂટાય દૂધને ગળ્યું કરવું હોય તો સાકર નાખી શકાય પણ સાકરને ગળી કરવી હોય તો મલકોર શું નાખવું એટલે તીર્થમાં પાપ થાય તો એ છૂટી ન શકાય તો સંત છે ગુરુ છે ભગવત ભક્તો છે એ તીર્થરૂપ છે એની સાથે જ અભાવ આવે છે એ પાપ કરે છે એ પાપનો એવો દોષ લાગે છે પરિણામે એની બુદ્ધિ મલિન થઈ જાય છે અને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી જેનાથી થાય છે એનાથી ગાઢ પ્રીતિ થતી નથી જો પિતાની વડીલોની શિક્ષકોની વાત પેલો વિદ્યાર્થી સમજે અને એને એમ સમજાવવામાં આવે કે રમત છે એ ખેલકૂદ સારી ચીજ છે પણ વિદ્યા ભણીશ તો આગળ આટલું આટલું મળશે ધંધા રોજગાર સેટ થશે સુખી થઈ કુટુંબનો નિર્વાહ થશે દુઃખી નહીં થવું પડે અને જો નહીં ભણે તો દુઃખી થઈશ એમ સંત કે છે મહિમા સમજાવે છે કે આ ભગવાન છે આ તને રમકડા કામ કરો સારા લાગે છે પણ જો તો આ વિદ્યા પ્રાપ્ત નહીં કરે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત નહીં કરે તો સંસ્કૃતિ થશે જન્મ મરણ આવશે અનંત ફેરામાં ફરીશ દુઃખી દુઃખી થઈ જઈશ પણ એને જેમ પેલા વિદ્યાર્થીને પોતાના સ્વભાવના મોહમાં વિદ્યાનો મહિમા નથી સમજાતો એમ આ સાધકને પણ કામ ક્રોધાધિક દોષને લીધે એના રાગને લીધે એને ભગવદ વિદ્યા બ્રહ્મ વિદ્યા ભગવાનની મૂર્તિ એનો મહિમા સમજાતો નથી સત્સંગ એટલા માટે જ છે ભગવાનનો દિવસે દિવસે અધિક ને અધિક મહિમા સમજાય એટલા માટે સત્સંગ અને કથા વાર્તા છે બીજું કોઈ પ્રયોજન નથી અને મહિમા સમજાય પછી કોઈ ઉભો ના રહે અત્યારે જ આપણે જાહેરાત કરવામાં આવે કે આરતી થયા પછી ચોગાનમાં જેને જેટલું જોઈએ એટલું સોનું ફ્રી આપવામાં આવે છે તો કોઈ આરતી કરવા ઊભો ના રહે પેલા જ લાઈનમાં ગોઠવાઈ જાય કારણ કે સોનાનો અપરંપાર મહિમા છે એટલે કોઈ ઊભો ન રહે આરતી કાલે કરી લઈશું આજે જવા દે ઘણા વર્ષો કરી આ ક્યાં મળવાનું છે એમ જ્યારે સોનાનો મહિમા સમજાય તો દોટ મુકાય છે એમ સત્સંગની પાઠશાળામાં ભગવાનનો મહિમા સમજાય યથાર્થ સંપૂર્ણ મહિમા સમજાય તો એને ભગવાનમાં જરૂર અપાર ને અપાર દેહ અને દેહના સંબંધીથી અધિક ગાઢ પ્રીતિ થાય પણ જો અભાવ લે તો ન થાય માટે ભગવાનના ભક્તનો સંતનો જો અવગુણ ન લે એની વાતને સવળી લે અને દોષને મૂકતો જાય તો જરૂર એને ભગવદ્ વિદ્યામાં પ્રીતિ થાય અને સત્સંગમાં ગાઢ પ્રીતિ દિવસે ને દિવસે થઈ જાય આ રીતે પહેલું વચનામૃત સંપૂર્ણ થાય છે સહજાનંદ સ્વામી મહારાજ